યોગીજી મહારાજ ઝીણાભાઈનો જન્મ કાઠિયાવાડના અમરેલી જિલ્લામાં ધારી નામનું નાનું શહેર છે ત્યાં દેવચંદભાઈ વસાણી નામના લુહાણા હરિભક્ત રહે દેવચંદભાઈના દાદા જેઠાભાઈ શ્રીજી મહારાજના કૃપાપાત્ર ભક્ત હતા સંવંત ઓગણીસો અડતાલીસના વૈશાખ વદી બારસને દિવસે ધારીમાં યોગીજી મહારાજનો જન્મ થયો હતો તેમની માતાનું નામ પુરીબાઈ તથા પિતાનું નામ દેવચંદભાઈ તેમનું બાળપણનું નામ ઝીણાભાઈ હતું પરંતુ માતા પિતા વહાલથી તેમને ઝીણો કહીને જ બોલાવતા ઝીણો સૌને વહાલો લાગે તેના રૂપાળા તેજસ્વી મોઢા સામુ જે કોઈ જુએ તેને ઝીણો ગમી જ જાય ઝીણો સાવ નાનો હતો ત્યારે તેમની માતા ઝીણાને લઈને ખેતરમાં કપાસના કાલા વીણવા જાય ભૂરીબાઈ સાથે ગામની બીજી સ્ત્રીઓ પણ પોતાના બાળકોને લઈને કપાસના કાલા વીણવા જાય બધી સ્ત્રીઓ પોતાના બાળકોને ઝાડના છાયામાં સુવાડીને ખેતરમાં કાલા વીણે બધા બાળકો પોતાની માને ન જુએ એટલે મોટેથી રોવા લાગે ખેતરનો માલિક તો ગુસ્સે થઈ જાય દરેક બાળકની માને ખેતરનો માલિક વઢે અને કહે આ તમારા રોતલ છોકરાઓને લઈને શું કામ ખેતરે આવો છો આમ રોજ કહે પણ ઝીણાની માને તો ક્યારેય વઢે નહીં ક્યારેય ગાળો દે નહીં ઝીણાને જોઈને ખેતરનો માલિક રોજ કહે આ ઝીણો બહુ ચમત્કારિક બાળક છે જો શ્રી કૃષ્ણ ભગવાનની જેમ કાયમ જમણા પગનો અંગૂઠો ચૂસ્યા જ કરે છે પુરીબાઈ તમારો ઝીણો મોટો થશે ત્યારે સૌ કોઈ તેને પગે પડશે બધા એની પૂજા કરશે એને વંદન કરશે ધીમે ધીમે ઝીણો મોટો થતો ગયો બધા તેમને ઝીણાભાઈ કહેવા લાગ્યા ઝીણાભાઈને પહેલેથી જ સાદાઈ અને ચોખ્ખાઈ બહુ ગમે ભક્તિ અને ભજન સિવાય તેમને બીજામાં મજા ન જ પડે ધ્યાનમગ્ન ઝીણાભાઈ ધારી ગામને પાદર ત્રણ નદીઓ ભેગી થાય છે એ શેત્રુંજી નદીનો ત્રિવેણી સંગમ કહેવાય છે ત્રણ નદીઓ ભેગી મળી એક બને છે નદી પર એક પુલ છે પુલ પાસે પહોંચતા આ નદી સાંકડી થઈ જાય પુલ નીચે પહોંચતા તો એક ઝરણા જેવી બની જાય ધારી ગામના લોકો તેને પાતાળિયો ઝરો કહે છે બસ એ જ જગ્યાએ પુલ પાસે રોજ સવારે ઝીણાબાઈ નાહવા જાય જરામાં નાહીને ચોખ્ખા વસ્ત્રો પહેરે પછી પલાઠી વાળીને ધ્યાન કરવા બેસી જાય ઘણા સમય સુધી જીણાભાઈ ધ્યાનમાં મસ્ત રહે ધ્યાનમાં શ્રીજી મહારાજની મૂર્તિ જોયા કરે શ્રીજી મહારાજને સંભાળ્યા કરે ઋષિઓના તપોવન જેવા આ એકાંત સ્થળમાં જે કોઈ ઝીણાભાઈને ધ્યાન કરતા જુએ તેને એમ જ લાગે કે જાણે ધ્રુવજી ધ્યાનમાં બેઠા ન હોય નાનકડા ઝીણાભાઈને જે કોઈ ધ્યાન કરતા જુએ તે સ્થિર થઈ જાય આશ્ચર્યમાં ડૂબી જાય ક્યારેક જીણાભાઈના બાળમિત્રો પણ ન્હાવા આવે તેઓ જ્યારે જીણાભાઈને ધ્યાનમગ્ન જુએ ત્યારે નવાઈ જ પામી જાય કેટલીય વાર સુધી તેમના બાળમિત્રો રાહ જોઈને ઊભા રહે જીણાભાઈ ધ્યાનમાંથી જાગે અને આંખો ખોલે ત્યારે તેઓ પૂછે આ શું કરો છો ઝીણાભાઈ જવાબ આપે ભગવાનને સંભાળું છું તમે મારી સાથે બેસી ધ્યાન કરો હું તમને ધ્યાન કરતા શીખવાડીશ નાનપણમાંય ઝીણાભાઈ રોજ સવારે ધ્યાન કરે તેઓ સૌને શીખવાડે છે કે સૌએ સવારે શ્રીજી મહારાજનું સ્મરણ કરીને શ્રીજી મહારાજનું ધ્યાન કરીને પછી જ બીજું કામ કરવું નીડર સત્ય વક્તા ઝીણાબાઈ પાંચમા ધોરણમાં ભણે શાળાના હેડ માસ્તરનું નામ ત્રિભુવનદાસ હેડમાસ્તર મિજાજે બહુ જ ક્રોધી એક વખત ચંદુ નામના છોકરાને દાસે વગર વાંકે માર્યો ચંદુને મૂઢ માર માર્યો અને બાવડે જાલીને પછાડ્યો ઝીણાભાઈથી આ જોવાયું નહીં તેમને ચંદુની દયા આવી તેઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવા લાગ્યા બધા બાળકો બીકના માર્યા આઘા પાછા ચાલ્યા ગયા મૂઢ મારને લીધે ચંદુ મરી ગયો ચંદુના બાપાએ વડા અધિકારીને અરજ કરી તપાસ કરવા વિનંતી કરી તેથી વડા અધિકારી શાળામાં પૂછપરછ કરવા આવ્યા પણ હેડમાસ્તરનું નામ કોણ આપે વડા અધિકારીએ વર્ગના બધા બાળકોને પૂછ્યું પણ કોની હિંમત ચાલે ઝીણાભાઈ તો હંમેશા સાચું જ બોલે સાચું બોલવામાં બીક શાની ઝીણાભાઈ હેડમાસ્તરથી જરાય બીતા નહીં તેમણે નિડરતાથી વડા અધિકારીને જવાબ આપ્યો અમારા હેડમાસ્તરે વગર વાંકે ચંદુને મૂઢ માર માર્યો છે ચંદુને બાવડે ઝાલીને પછાડ્યો છે પછી તો બધા બાળકોમાં હિંમત આવી બધા બાળકો બોલી ઉઠ્યા હા સાહેબ હેડમાસ્તરે જ ચંદુને માર્યો છે વડા અધિકારીએ જોયું તો ઝીણાભાઈના કપાળમાં તિલક ચાંદલો મોઢા ઉપર નિર્દોષતા અને સચ્ચાઈ તેમને ઝીણાભાઈની વાત સાચી લાગી તરત જ તેમણે હેડમાસ્તરને માસ્તરને બરતરફ કર્યા ઝીણાભાઈને સાચું કહેવા બદલ ઇનામ આપ્યું સત્યનો જ જય થાય છે માટે આપણે પણ સાચું બોલતા ડરવું નહીં બાળપણથી જ સાચું બોલવાની ટેવ પાડવી આદર્શ વિદ્યાર્થી ઝીણાભાઈ ભણવામાં બહુ હોશિયાર દરેક ધોરણમાં પહેલો જ નંબર આવે ઇનામ પણ બહુ મળે વર્ગમાં સૌથી હોશિયાર ઝીણાભાઈ કેટલાક ઠોઠ વિદ્યાર્થીઓ ઝીણાભાઈની બાજુમાં બેસે તેમની પાર્ટીમાંથી લેસન જોવા પ્રયત્ન કરે કેટલાક ઠોઠ નિશાળિયાઓએ ઝીણાભાઈને ડોળા કાઢીને કહ્યું લખી લો એટલે અમને જરા જવાબ પાર્ટીમાંથી કહેજો ઝીણાભાઈ હસતા હસતા કહે હા કહીશું ભાઈ કહીશું મારી પાટી આમ રાખીશ એટલે તમે જોઈ લેજો શિક્ષક દાખલા ગણાવે ત્યારે ઝીણાભાઈ તો ઘડીકમાં દાખલો ગણી લે ગણીને તરત જ પાટી ઊંધી વાળી દે બાજુમાં બેઠેલા ઠોઠ નિશાળિયા હળવેથી ઝીણાભાઈને પૂછે લેખામાં શું આવ્યું પણ ઝીણાભાઈ ચૂપચાપ બેસી રહે કાંઈ બોલે નહીં કોઈ કોઈ વિદ્યાર્થી તો વળી કહે ઝીણા બતાવ તારી પાટી નહીં તો મારીશું ઝીણાભાઈ નીડરપણે કહી દે તમે ગણો ને મારું ખોટું હશે તો તમારું પણ ખોટું પડશે બીજા બાળકો જીણાબાઈની પાટીમાંથી જોઈ લે ચોરી કરીને લખી લે તે જીણાબાઈને ગમે નહીં ઝીણાભાઈ કહે ચોરી કરીને બીજાની પાટીમાંથી ન લખાય બીજામાંથી ચોરી કરીએ તો ભગવાનને છેતર્યા કહેવાય આમ જીણાબાઈ બધાને ભણી ગણીને હોશિયાર થવા શીખવે પણ ચોરી ન કરવા દે સમયનો સદઉપયોગ બપોરે બે વાગે એટલે શાળામાં અડધો કલાક છુટ્ટી મળે છુટ્ટીમાં બધા છોકરાઓ રમત રમે ખો ખો સંતા સંતાકૂકડી આંબલી પીપળી રમતો રમાય ઝીણાભાઈને રમતમાં બહુ રસ નહીં તેમને તો નાનપણથી જ ભગવાન ભજવા ગમે બધા છોકરાઓ રમતો રમતા હોય ત્યારે ઝીણાભાઈ કોક ખૂણામાં અથવા ઝાડ નીચે બેસીને ભગવાનનું ભજન કરે ભગવાનને સંભાળે બીજા છોકરાઓને થાય આ ઝીણો શું કરતો હશે ઝીણાભાઈના શિક્ષકોને પણ મનમાં થાય કે આ ઝીણો શું કરતો હશે એક દિવસ તેમની શાળાના બે શિક્ષકોએ ઝીણાભાઈને ઝાડ નીચે ધ્યાનમાં બેઠેલા જોઈને પૂછ્યું ઝીણા તું રમતગમત રમતો નથી અને આખો દિવસ ભગવાન સંભાળે છે વૈરાગ બહુ પાળે છે તો પછી સાધુ જ થઈ જાને હા સાધુ થઈશ આટલો જવાબ આપીને પાછા હસતા હસતાં ભગવાનનું ભજન કરવા લાગ્યા ઝીણાભાઈના શિક્ષકોને ક્યાં ખબર હતી કે ઝીણાભાઈ સાચે જ સાધુ થઈને મોટા થતા દુનિયામાં પૂજાશે ઝીણાભાઈને નવરાશ મળે તો સમય ન બગાડવો ગમે તેમને તો ભગવાનનું ભજન જ કરવું ગમે આપણે પણ સમય ન બગાડવો ભગવાનની ભક્તિ જ કરવી ઠાકોરજીની સેવા ધારી મંદિરની સેવા ઝીણાભાઈના કાકા મોહનભાઈ કરતા મોહન કાકા હવે વૃદ્ધ થયા હતા વારંવાર માંદા પડી જાય માંદા પડે ત્યારે ઠાકોરજીની સેવા બરાબર થાય નહીં મોહન કાકાને થાય કે કોઈ સારો ભક્ત સેવા કરનારો મળે તો બહુ સારું તેવામાં તેમની નજર ઝીણાભાઈ ઉપર ઠરી તેમણે ઝીણાભાઈને સેવા કરવા પૂછ્યું ઝીણાભાઈ તો રાજી રાજી થઈ ગયા ઝીણાભાઈ તો ખૂબ આનંદમાં આવી ગયા તેમણે કહ્યું મોહન કાકા તમે ચિંતા ના કરશો હું ઠાકોરજીની સેવા કરીશ તે જ દિવસથી ઝીણાભાઈ ઠાકોરજીની સેવા કરવા લાગ્યા ઠાકોરજીને નવરાવે ચંદન ચર્ચે કુમકુમનો ચાંદલો કરે અગરબત્તીનો ધૂપ કરે ઠાકોરજી પાસે દીવા પ્રગટાવે આરતી કરે આમ શ્રદ્ધાથી પૂજા કરે વળી કૂવામાંથી પાણી સિંચીને મંદિરના ફળિયામાં ફૂલઝાડ ઉગાડ્યા વંડી પર ફૂલોની વેલ ઉગાડી થોડા દિવસોમાં તો મંદિર ફૂલોની સુવાસથી મહેકવા લાગ્યું ઝીણાભાઈ રોજ સવારે રંગબેરંગી ફૂલોની માળા ગૂંથે ઠાકોરજીને પહેરાવે નવી નવી વાનગીઓ બનાવી ઠાકોરજીને ધરે અને થાળ ગાય જાણે બોલતા ચાલતા ઠાકોરજી હોય તેમ કાળજીથી સેવા કરે મૂર્તિ સાથે વાતો કરે સવાર સાંજ બાળ મિત્રોને મંદિરે લઈ જાય બધા પાસે ધૂન કરાવે પોતે ભજન ગાય અને બધા આગળ ગૌરાવે સૌને આરતી દંડવત કરતા શીખવે વળી પ્રસાદ પણ આપે મને સાધુ બનાવો હવે તો ઝીણાભાઈ સવાર સાંજ મંદિરમાં જ રહે ઠાકોરજીની સેવા કરે સંતો પધારે તેમની સેવા કરે તેમની સેવાથી બધા સંતો રાજી થઈ જાય તેમને આશીર્વાદ આપે ઝીણાભાઈએ સાતમા ધોરણનો અભ્યાસ પૂરો કર્યો તેવામાં જૂનાગઢથી સદ્ગુરુ કૃષ્ણચરણદાસ સ્વામી સંત મંડળ લઈને દારી પધાર્યા ધારીના મંદિરમાં ઉતારો કર્યો ઝીણાભાઈ તો સંતોને જોઈને રાજી રાજી થઈ ગયા ઝીણાભાઈએ વહેલી સવારથી મોડી રાત સુધી બધી જ સેવા કરવા લાગી વહેલા ઉઠી જલ્દી જલ્દી નાહી લે પૂજા કરી સંતોની સેવામાં લાગી જાય બધા સંતોને કૂવામાંથી પાણી સિંચી નવરાવે મંદિર વાળી આપે આસનો પાથરી દે આમ આખો દિવસ પ્રેમપૂર્વક સેવા કરે સદગુરુ કૃષ્ણચરણદાસ સ્વામી અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય સદગુરુ માધવચરણદાસ સ્વામીના શિષ્ય હતા તેમણે જીણાબાઈની ભક્તિ જોઈ થાકી જાય તો પણ સેવા કરે એ જોયું તેઓ તો ઝીણાબાઈની સેવા અને ભક્તિ જોઈને પ્રસન્ન થઈ ગયા એક દિવસ સવારે ઝીણાબાઈને પ્રસાદ આપ્યો અને પૂછ્યું ઝીણા સાધુ થઈશ ઝીણાબાઈ આનંદમાં આવી ગયા નિર્દોષતાથી તેમણે જવાબ આપ્યો હા સ્વામી સાધુ બનાવો તો સારું મારી એ જ ઈચ્છા છે ઘણા દિવસથી મને થતું હતું કે તમને આ વાત કહું ત્યાં તો આજે તમે જ મારા મનની વાત કહી દીધી સ્વામી મને સાધુ બનાવો સાધુ બનીને મારે તો આપની અને ઠાકોરજીની સેવા જ કરવી છે સદ્ગુરુ કૃષ્ણચરણદાસ સ્વામીએ આશીર્વાદ આપ્યા અને કહ્યું તારી ઈચ્છા પૂર્ણ થશે ઝીણાભાઈ જૂનાગઢમાં ત્યારબાદ એક વર્ષ પછી ઝીણાભાઈને માતા પિતાની રજા મળી માતા પુરીબાઈએ છેલ્લી વાર કંસાર કરીને ઝીણાભાઈને જમાડ્યા કપાળમાં ચાંદલો કર્યો રૂડા આશીષ આપી વિદાય આપી સંવંત ઓગણીસો ના કારતક સુદ સાતમે ઝીણાભાઈએ ઘરનો ત્યાગ કર્યો અને મોટાભાઈ કમળશીભાઈ સાથે જૂનાગઢ જવા નીકળ્યા બીજે દિવસે જૂનાગઢમાં સદગુરુ કૃષ્ણચરણદાસ સ્વામીને મળ્યા સંવંત ઓગણીસો ના કારતક સુદ ચૌદસને દિવસે સદ્ગુરુ કૃષ્ણચરણદાસ સ્વામીએ તેમને પાર્ષદ દીક્ષા આપી હવે તેઓ ઝીણા ભગત બન્યા ઝીણા ભગત મંદિરની દરેક સેવા કરવા લાગ્યા તે વખતે મંદિરની ગાયો ભેંસો ચરાવવા જવાનું કામ પાર્ષદો કરતા ઝીણા ભગત બીજા પાર્ષદોની જોડમાં ગિરનારની તળેટીમાં ગાયો ભેંસો ચરાવવા જતા ગાયો ચરતી હોય ત્યારે ઝીણા ભગત કીર્તનો લલકારે સ્વામીની વાતો મોઢે કરે ગાયો પણ ઝીણા ભગત સાદ પાડે કે તરત દોડતી આવે તેમને વીંટળાઈ વળે સાંજે ગાયો ભેંસોના ધણ લઈ ઝીણા ભગત પાછા આવે પાછા આવતા રસ્તામાંથી બાવળના દાંતણ કાપે ત્રણસો દાંતણની મોટી જુડી તૈયાર કરી સાથે લેતા આવે વળી રોજ સવારે છાણ વાસીદું વાળવાનું તથા છાણા થાપવાનું તો ખરું જ ગમે તેટલો થાક લાગ્યો હોય તો પણ રોજ રાતની કથામાં હાજર ધૂન પોતે જ બોલાવે કીર્તનો પણ ગાય મોડે સુધી કથામાં બેસે ને વળી પાછા બીજે દિવસે ગુરુની સેવા કરવા વહેલા ચાર વાગે ઉઠી જાય આ એમનો નિત્યક્રમ આવી રીતે સેવા કરી સદગુરુ કૃષ્ણચરણદાસ સ્વામીને રાજી કરી લીધા આપણે પણ સંતોની સેવા કરી તેમને રાજી કરવા જોઈએ જાગા ભક્તના દર્શન તે વખતે ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય કૃષ્ણજી અદા તથા પૂજાજી બાપુ જૂનાગઢ વારંવાર આવતા ઝીણા ભગત એમની પાસે કથા સાંભળવા બેસે કૃષ્ણજી અદા ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય જાગા ભક્તના મહિમાની ઘણી વાતો કરે આવી કથા ઘણા દિવસ સાંભળી એક દિવસ સાંજે મનમાં વિચાર આવ્યો સ્વામી જાગા ભક્ત કેવા મહાન હશે અને એ જ વિચારમાં તેઓ સૂઈ ગયા તે જ રાત્રે 2 વાગે એક સુંદર સ્વપ્ન આવ્યું મંદિરની જાળી પાસે ઝીણા ભગત સૂતા હતા ત્યાં તેમને સ્વામી જાગા ભક્તના દર્શન થયા જાગા ભક્તે ફેંટો બાંધ્યો હતો કછોટો મારીને ધોતિયું પહેર્યું હતું સ્વપ્નમાં પણ ઝીણા ભગતે ઉઠીને બે દંડવત પ્રણામ કર્યા ત્યાં જાગા ભક્ત બોલ્યા દંડવત રાખો પછી ઝીણા ભક્તે કહ્યું જાગા સ્વામી તમે મારા અંતરની ઈચ્છા આજે પૂરી કરી મને દર્શન આપ્યા મને આજે બહુ આનંદ થાય છે કાંઈ ઉપદેશ આપો તો સારું આ સાંભળી જાગા જાગાભક્ત બોલ્યા તમારે બે વાત સમજવી એક તો સત્શાસ્ત્રનું વ્યસન રાખવું અને બીજું સારા સાધુનો સંગ રાખવો ત્યાર પછી ચીણા ભગતે સ્વપ્નમાં વારંવાર જાગા ભક્તને દંડવત કર્યા સત્શાસ્ત્રનું વ્યસન એટલે વચનામૃત સ્વામીની વાતુ શિક્ષાપત્રી ભક્ત ચિંતામણી હરિલીલામૃત જેવા ગ્રંથો નિયમિત વાંચવા સારા સાધુનો સંગ એટલે શાસ્ત્રીજી મહારાજ જેવા સત્પુરુષનો સમાગમ કરવો આપણે પણ આ બે ટેવ પાડી ગુરુજી જેવા મહાન થઈએ શાસ્ત્રીજી મહારાજ સાથે પ્રથમ મિલન ઝીણા ભગત કૃષ્ણચરણદાસ સ્વામીના મંડળમાં હતા સદ્ગુરુ કૃષ્ણચરણદાસ સ્વામી પોતાનું સંત મંડળ લઈ રાજકોટ આવ્યા ઝીણા ભગત પણ સાથે જ તેવામાં એક દિવસ શાસ્ત્રીજી મહારાજ રાજકોટ પધાર્યા તેમણે રાજકોટમાં કૃષ્ણજી અદાને ઘેર ઉતારો કર્યો ઝીણા ભગતને આ સમાચાર મળ્યા તેમને શાસ્ત્રીજી મહારાજના દર્શન કરવાની ઈચ્છા થઈ તેથી વહેલી સવારે આજી નદીમાં ન્હાવા જવાને બહાને ત્રણ સંતો સાથે ઝીણા ભગત કૃષ્ણજી અદાને ઘેર ગયા શાસ્ત્રીજી મહારાજ ચાર વાગે ઉઠ્યા જાદવજી ભાઈએ શાસ્ત્રીજી મહારાજને વાત કરી કે સંતો દર્શન કરવા આવ્યા છે સંતો જે ઓરડામાં બેઠા હતા તે ઓરડામાં શાસ્ત્રીજી મહારાજ દર્શન દેવા પધાર્યા ઝીણા ભગતે તથા સંતોએ શાસ્ત્રીજી મહારાજને દંડવત પ્રણામ કર્યા પગે લાગ્યા પછી ગુણાતીતાનંદ સ્વામીની પ્રસાદીની માળા અને તુમડી શાસ્ત્રીજી મહારાજને ભેટ ધર્યા શાસ્ત્રીજી મહારાજ અતિશય પ્રસન્ન થયા ઝીણા ભગત શાસ્ત્રીજી મહારાજના મુખારવિંદ સામે જોયા જ કરે શાસ્ત્રીજી મહારાજ પણ તેમના પર કૃપા કૃપાદ્રષ્ટિ નાખતા રહે ઝીણા ભગતને મનમાં વિચાર આવ્યો ગુરુ તો શાસ્ત્રીજી મહારાજને જ કરવા ઝીણા ભગતે મનોમન શાસ્ત્રીજી મહારાજને ગુરુ કરી લીધા આ પ્રમાણે સંવત ૧૯૬૬ના શ્રાવણ સુદ સાતમને શુભ દિવસે ઝીણા ભગતનું શાસ્ત્રીજી મહારાજ સાથે પ્રથમ મિલન થયું જાણે ગંગા સાગરનું પ્રથમ મિલન ન હોય હું તો સેવક છું થોડો સમય રાજકોટ રહીને સદગુરુ કૃષ્ણચરણદાસ સ્વામી મંડળ લઈને ગામડે ફરવા નીકળ્યા ફરતા ફરતા સરદાર પાસે હજડિયાણા ગામે પધાર્યા ગામમાં સ્વામિનારાયણ મંદિર નહીં સંતોએ ગામના ચોરે ઉતારો કર્યો બપોરનો સમય હતો કથા કરીને બધા સંતો થોડીવાર આરામ કરવા પોઢી ગયા ઝીણા ભગત સેવામાંથી પરવારીને ઘડીક આરામ કરવા સૂતા લાંબા પગ કરીને સૂતા હતા ત્યાં એક ગરાસિયા હરિભક્ત આવ્યા ગરાસિયા હરિભક્ત જ્યોતિષ શાસ્ત્રના વિદ્વાન તથા સામુદ્રિક ચિહ્નના જાણકાર હતા તેમની નજર ઝીણા ભગતના પગના તળિયા ઉપર પડી તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો તેમણે ક્યારેય કોઈના પગમાં આવી ચમત્કારિક રેખાઓ જોઈ નહોતી ગરાસિયા ભક્તને આવકાર આપવા ઝીણા ભગત બેઠા થઈ ગયા ગરાસિયા ભક્ત તો બોલ્યા અહો ઝીણા ભગત તમે તો મહાન સદગુરુ થશો લાખો મનુષ્યો તમારી પાછળ ફરશે તમારી સેવા કરવા માટે પ્રાર્થના કરશે શ્રીજી મહારાજ તમારાથી એક ક્ષણ પણ જુદા નહીં થાય તમારા પગમાં ઉર્ધ્વ રેખા છે ઉર્ધ્વ રેખાવાળા સત્પુરુષ તો કોઈક જ હોય અને તેવા સત્પુરુષ તો ભગવાનનું સ્વરૂપ કહેવાય આ શબ્દો સાંભળી ઝીણા ભગતે તરત જ પગ ઢાંકી દીધો અને બોલ્યા એવું બોલોમાં હું તો સેવક છું સદગુરુ તો આ કૃષ્ણચરણદાસ સ્વામી છે કોઈને એવી વાત ન કરવી પરંતુ ગરાસિયા ભક્તે તો આ વાત કૃષ્ણચરણદાસ સ્વામીને પણ કરી આ સાંભળી કૃષ્ણચરણદાસ સ્વામી હસતા હસતા બોલ્યા હા એ ભગત મહાન થાય એવા જ એમના લક્ષણો છે તપસ્વી ઝીણા ભગત મેંગણી ગામના દરબાર બહુ સારા ભક્ત હતા દર વર્ષે અન્નકૂટનો ઉત્સવ પોતાને ગામ કરાવે સદ્ગુરુ કૃષ્ણચરણદાસ સ્વામી અન્નકૂટનો ઉત્સવ કરવા દર વર્ષે મેંગણી જાય એક વખત લોધિકાના દરબારે બહુ પ્રેમપૂર્વક સદ્ગુરુ કૃષ્ણચરણદાસ સ્વામીને અન્નકૂટ ઉત્સવ કરવા લોધિકા આવવા આમંત્રણ આપ્યું લોધિકાના દરબાર બહુ મોટા ભક્તરાજ તેમણે અન્નકૂટની મોટી તૈયારી કરાવી બધા સંતો પાર્ષદો સવારથી સાંજ સુધી અન્નકૂટની મીઠાઈઓ બનાવવાની સેવા કરે અન્નકૂટનો દિવસ હતો દરબારે સાટા જલેબીની રસોઈ કરાવી ઝીણા ભગતને તપ ઉપવાસ કરવા બહુ ગમે આજે સાટા જલેબીની રસોઈ છે એમ તેમને ખબર પડી તેમણે ઉપવાસ કર્યો બધા સંતો જમવા ગયા પરંતુ ઝીણા ભગત ગયા નહીં દરબાર સાહેબને ખબર પડી કે ઝીણા ભગતને આજે ઉપવાસ છે તેમણે ઝીણા ભગતને કહ્યું આજે તો તહેવાર કહેવાય નવા દિવસોમાં ઉપવાસ ન કરાય તમે જમી જ લો એમ ઘણો આગ્રહ કર્યો પરંતુ ઝીણા ભગતે તો મને પેટમાં દુખે છે મને ભૂખ નથી લાગી માટે નથી જમવું એવું બહાનું કાઢ્યું અને જમ્યા નહીં તેથી દરબારે સદગુરુ કૃષ્ણચરણદાસજીને વિનંતી કરી કે નાના ઝીણા ભગતને કહો કે જમી લે સદગુરુ કૃષ્ણચરણદાસ સ્વામીએ ઝીણા ભગતને જમવા માટે પૂછ્યું ઝીણા ભગતે તો ફરીથી તે જ ઉત્તર આપ્યો જમ્યા નહીં આવા સુંદર પકવાનો છોડીને ઝીણા ભગતે ઉપવાસ કર્યો ઝીણા ભગતની તપ અને ત્યાગની ભાવના જોઈ સદગુરુ કૃષ્ણચરણદાસ સ્વામી તેમના ઉપર ખૂબ પ્રસન્ન થયા રાત્રે ઝીણા ભગતને પોતાની પાસે બોલાવી માથે બે હાથ મૂકી આશીર્વાદ આપ્યા બધા નાના સંતોને તેમના જેવા તપસ્વી થવાનો ઉપદેશ આપ્યો કૃષ્ણજી અદાના આશીર્વાદ સંવંત ઓગણીસો સડસઠના ચૈત્ર સુદ તેરસને દિવસે સવારે આચાર્ય શ્રી શ્રીપતિ પ્રસાદજી મહારાજે ઝીણા ભગતને વડતાલમાં ખૂબ જ ધામધૂમથી ત્યાગીની દીક્ષા આપી અને જ્ઞાન જીવન દાસજી નામ પાડ્યું પરંતુ જૂનાગઢના સંત હરિભક્તો તેમને યોગી કહીને જ બોલાવતા સદગુરુ કૃષ્ણચરણદાસ સ્વામી તેમને જ્ઞાનજી સ્વામી કહીને જ બોલાવતા સંવંત ઓગણીસો સડસઠના જ્યેષ્ઠ સુદ એકાદશીના સમયા પછી યોગીજી મહારાજ સાત સંતો સાથે જૂનાગઢનું મંદિર છોડી શાસ્ત્રીજી મહારાજની સેવામાં પહોંચી ગયા અને અક્ષર પુરુષોત્તમની ઉપાસના પ્રવર્તાવાની સેવામાં જોડાયા સંવંત ઓગણીસો ઓગણસિત્તેરના આસો સુદ એકાદશીનો દિવસ અને શનિવાર હતો કૃષ્ણજી અદાને ધામમાં જવાને છેલ્લી ક્ષણો હતી કૃષ્ણજી અદાએ શાસ્ત્રીજી મહારાજને તથા બીજા સંતોને છેલ્લા જય સ્વામિનારાયણ કર્યા પછી પૂછ્યું જ્ઞાનજી સ્વામી ક્યાં છે તેમને મારી પાસે બોલાવો ખૂણામાંથી ઊભા થઈ જ્ઞાનજી સ્વામી એટલે કે યોગીજી મહારાજ દંડવત કરી હાથ જોડી સ્વામી પાસે આવી ઊભા રહ્યા પછી કૃષ્ણજી અદાએ યોગીજી મહારાજને પાસે બોલાવ્યા માથે બે હાથ થોડીવાર ફેરવ્યા આશીર્વાદ આપ્યા આ જોઈ નિર્ગુણદાસ સ્વામી બોલ્યા યોગીજી મહારાજ તમારે માથે આ કૃષ્ણજી અદા હાથ નથી મૂકતા પરંતુ ભગતજી મહારાજ જાગા ભક્ત એ સૌ હાથ મૂકે છે એમ માનજો એટલી વારમાં તો કૃષ્ણજી અદાની આંખોમાં પ્રેમના આંસુ આવી ગયા અને જય સ્વામિનારાયણ કહી થોડી વારમાં અક્ષરધામમાં ચાલ્યા ગયા નિસ્પૃહી સંત યોગીજી મહારાજ તદ્દન નિસ્પૃહી નાના પણ કાંઈ ઈચ્છા થાય નહીં આખો દિવસ કથા કીર્તન મુખપાઠ અને સેવામાં જ મગ્ન યોગીજી મહારાજ એક વખત ભાવનગર બિરાજે એક મોટા હરિભક્તને ત્યાં રાજમાર્ગ પર તેમનો ઉતારો સાંજનું ટાણું હતું યોગીજી મહારાજ મેળી ઉપર બેઠા બેઠા સ્વામીની વાતો વાંચે તે દિવસે ભાવનગરના મહારાજાને ત્યાં લગ્નનો પ્રસંગ હતો આખા શહેરમાં મોટી ધામધૂમ ત્યાં રાજમાર્ગ પરથી મહારાજા સાહેબનો વરઘોડો નીકળ્યો રસ્તાની બંને બાજુએ માણસો જોવા ઉભરાયા બારીએ અને જરૂખે જોવા સૌ લટકે દૂરથી શરણાઈ અને ઢોલના અવાજ સંભળાય ત્યાં એકાએક એક હરિભક્ત મેળી ઉપર આવ્યા તેમણે યોગીજી મહારાજને કહ્યું ચાલો અહીં કેમ બેઠા છો મહારાજા સાહેબનો વરઘોડો નીકળ્યો છે જોવા જેવો છે ચાલો બારીએ જોવું નથી ત્યારે યોગીજી મહારાજે કહ્યું અમારે સાધુને શું અમારે એવું જોઈને શું કામ છે જે વસ્તુને એકવાર ત્યાગી તેને ફરી હૈયામાં શા માટે પેશવા દેવી પેલા હરિભક્ત તો આ નાનકડા સાધુની વૈરાગ્ય ભાવના જોઈને તેમના ચરણોમાં નમી પડ્યા આવી સેવા અને સાધુતાના ગુણો હતા તેથી જ જૂનાગઢના સદગુરુ નારાયણદાસ સ્વામીએ ત્રણ વખત કહેવરાવ્યું હતું કે જ્ઞાનજી સ્વામી જો આપ પાછા આવો તો છેક જુનાગઢથી જેતપુર તમારું સામૈયું કરવા આવું અને વાંચતે ગાજતે તમને અહીં લઈ આવું પણ જ્ઞાનજી સ્વામીને તો શાસ્ત્રીજી મહારાજ સાથે રહીને ઘણા કાર્યો કરવાના હતા એકવાર રાજકોટમાં તેમની કંઈક નાની ભૂલ થઈ તરત જ વિજ્ઞાનદાસ સ્વામી નામના એક સાધુ ગુસ્સે થયા તેમણે યોગીજી મહારાજને જમતા ઉઠાડી મૂક્યા આ દ્રશ્ય વઢવાણના એક હરિભક્ત હરગોવિંદદાસ મહેતાએ જોયું તેમણે બપોરે ખાનગીમાં યોગીજી મહારાજને પૂછ્યું યોગી આટલું બધું સહન કેમ કરો છો તમને ઘરે નાસી જવાનું મન નથી થાતું યોગીજી મહારાજે હસતા હસતા કહ્યું ગુરુ ઠપકો આપે તે આપણા સારા માટે જ હોય શિક્ષા વિના ખટકો ન રહે શિક્ષાથી આપણી ભૂલ સુધરે હરગોવિંદભાઈ તો આ સાંભળી મુગ્ધ થઈ ગયા તેઓ આ નાના સાધુના ચરણોમાં નમી પડ્યા માન અપમાનમાં એકતા હવે યોગીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજના મંડળના સાધુ તરીકે ઓળખાતા સંત મંડળ સાથે ફરતા ફરતા યોગીજી મહારાજ એક વખત કેરિયા ગામે પધાર્યા ગામમાં આવી મંદિરમાં ઉતારો કર્યો કેટલાક દ્વેષી સાધુઓને ખબર પડી કે શાસ્ત્રીજી મહારાજના સંતો મંદિરમાં ઉતર્યા છે તે દિવસે યોગીજી મહારાજને ઉપવાસ હતો બધા સંતો બપોરના આરામ કરતા હતા એકલા યોગીજી મહારાજ મંદિરમાં જાગે એવામાં કેટલાક દ્વેષી સાધુઓ મંદિરમાં આવ્યા મંદિરમાં આવીને તેમણે સાધુઓના કપડાં અને પોટલા ફગાવી દીધા પાણીના માટલા ફોડી નાખ્યા યોગીજી મહારાજ તો સૌથી નાના તેમને બાવડું પકડીને ધક્કો મારીને મંદિરની બહાર કાઢ્યા રોઈ લે તારા ગુણાતીતનું તને છોડાવા આવશે એમ કહી સાધુ ભગવત સ્વરૂપ દાસજીને જાળી સાથે અફાળ્યા બીજા એક સાધુને ખૂણામાં લઈ જઈને પછાડ્યા તો કોઈને મુઠ્ઠીથી માર માર્યો તો વળી વિજ્ઞાનદાસ સ્વામીને જાળીની અંદર પૂરી દીધા એટલામાં તો ગામના હરિભક્તોને ખબર પડી તેઓ લાકડીઓ લઈને આવ્યા પેલા દ્વેષી સાધુઓને ધમકી આપી વાતાવરણ શાંત કર્યું આ પ્રમાણે અક્ષર પુરુષોત્તમના વિરોધી સાધુઓએ ગાળો દીધી અપમાન કર્યું માર માર્યો તો પણ યોગીજી મહારાજ અને સંતો કાંઈ બોલ્યા નહીં હસ્તે મોઢે સહન કરી લીધું કેટલી નમ્રતા કેવી સાધુતા માન અપમાનમાં એકતા સુખ દુઃખમાં સમભાવ આ સૂત્ર સૌએ શીખવું સેવામય સંત યોગીજી મહારાજની તે વખતે ઉંમર નાની પણ સેવામાં મહાન વહેલી સવારથી મોડી રાત સુધી સેવા જ કર્યા કરતા થાકે જ નહીં સેવા વગર તેમને ચેન જ ન પડે ભલેને ઉપવાસ કર્યો હોય તોય સેવા તો ખરી જ વહેલા ઉઠી નાય ધોઈને રસોડામાં પહોંચી જાય ત્રણસો રોટલા ઘડી નાખે એક સાથે બે તાવડી પર રોટલા ચોડવતા જાય અને ઘડતા જાય સાથે સાથે સ્વામીની વાતો ભજનો બોલતા જાય બધી રસોઈ પોતે જ કરે ભલેને ગમે તેટલા માણસો હોય પીરસવાનું કામ પણ પોતે જ કરે રસોઈ કરી લે એટલે વાસુદેવ હરેનો સાદ પાડી સૌને જમવા બોલાવે સંતો અને હરિભક્તોની પંગતમાં પીરસે અને બધાને જમાડીને સૌથી છેલ્લે જ જમે કૂવામાંથી સિંચી સિંચીને પાણી ભરે સૌને નાહવા માટે તથા હરિભક્તોની રસોઈ માટે જોઈતું પાણી પોતે જ ભરે વહેલા ઉઠી મોટા મોટા માટલા દેગડા વીંછળે પછી ગળણાથી ગાળીને પાણી ભરે આટલી બધી સેવા પછી પણ બધા જમી લે ત્યારે વાસણ ઉટકવા જાય મંદિરના મોટા મોટા વાસણો મોડે સુધી ઉટક્યા કરે તેમનું જીવન આપણને સૌને સેવાભાવી થવાનું શીખવે છે સાચા સાધુ સંતો સત્સંગનો પ્રચાર કરવા ગામડે ગામડે ફરે ન જુએ રાત કે ન જુએ દિવસ જ્યાં જાય ત્યાં જોળી લઈ લોટ માંગી આવે જે મળે તેમાંથી રાંધી ખાય એક વખત સંત મંડળ સાંકરદા ગામમાં રહેતું હતું સંતો ગામમાં જોળી માંગવા માટે રોજ સવારે જતા યોગીજી મહારાજ પણ અંધ સાધુ ભગવત સ્વરૂપ દાસજીને સાથે લઈને જોળી માંગવા જાય એક હાથે ભગવત સ્વરૂપદાસજી સ્વામીને જાળવીને રસ્તે ચલાવે ખભે જોળી લટકાવે લોકો જે કાંઈ સીધું અનાજ લોટ વગેરે આપે તે બીજા હાથેથી જોળીમાં ઠાલવે સાથે સાથે ખાડો કે પથ્થર ભગવત સ્વરૂપદાસજીના માર્ગમાં ન આવે તેની કાળજી રાખે જોળીમાં જે પણ કાંઈ મળે તેની રસોઈ કરે ઠાકોરજીને ભાવથી થાળ ધરે પછી બધા સંતોને જમાડીને જમે અડવાળના કરસનસંગ બાપુ યોગીજી મહારાજને ઘણી વાર આ ગરડા સાધુનો હાથ પકડીને જોળી માંગતા જતા જુએ એક વખત તો ઉનાળાના આકરા તાપમાં યોગીજી મહારાજને ઉઘાડે પગે જોળી માંગતા જોયા કરસનસંગ બાપુને દયા આવી તેમણે કહ્યું યોગીજી મહારાજ કોઈ યુવાન સાધુને સાથે લાવતા હોતો આવા વૃદ્ધ સાધુને આંગળીએ લઈને જોળી માંગવા ફરતા કેટલી મુસીબત પડે છે જોગીજી મહારાજ નમ્રતાથી હસતા હસતા કહે બાપુ આવા વૃદ્ધ સાધુ હોય તે તો આપણું મોટું સદભાગ્ય કહેવાય ગરડા સાધુની સેવા ક્યાંથી મળે વળી એમની સાથે ફરવામાં એમના જ્ઞાનનો અને અનુભવનો લાભ મળે જોડી ઉપાડીએ એટલે મંદિરની સેવા મળે કરસનસંગ બાપુ તો યોગીજી મહારાજની આ વાણી સાંભળીને મનોમન યોગીજી મહારાજને નમી પડ્યા એક વખત યોગીજી મહારાજ મોજી દળથી નારાયણ ધરે સ્નાન કરવા ગયા નારાયણ પ્રસાદ નામના એક દ્વેષી સાધુએ તેમનું ખૂબ અપમાન કર્યું અને અપશબ્દો પણ કહ્યા યોગીજી મહારાજ તો હસતા હસતા મહારાજ સ્વામી બોલતા બોલતા નાઈને ઉતારે ચાલ્યા ગયા થોડા દિવસ થયા ચોમાસાના દિવસો હતા પહેલા નારાયણ પ્રસાદ રાત્રે બે વાગે બોટાદ સ્ટેશને ઉતર્યા ઘોડાગાડીવાળાએ તેમને કાર્યાણી લઈ જવાની ના પાડી કાદવ ખૂંદતા ખૂંદતા આ સાધુ નારાયણ પ્રસાદ સારંગપુરમાં અક્ષર પુરુષોત્તમ મંદિરે આવ્યા અને બારણું ખખડાવ્યું તેમને પગમાં કાંટો વાગ્યો હતો પગ સૂજ્યો હતો અને પીડા પણ ખૂબ થતી હતી ચોકિયાતે કહ્યું યોગીજી મહારાજ કોઈ સાધુ આવ્યા છે રાતવાસો રહેવા માગે છે યોગીજી મહારાજ તેમને લેવા સામે ગયા તેમના પગમાંથી કાંટો કાઢી ઘા ઉપર પાટાપિંડી કરી ઠાકોરજીના થાળના પૂરી અને મગજના લાડુ પીરસી પ્રેમથી જમાડ્યા પથારી કરીને પ્રેમથી સુવાડ્યા સવારે નારાયણ પ્રસાદને કાર્યાણી જવા ગાડું જોડાવીને તૈયાર કરી દીધું નારાયણ પ્રસાદ યોગીજી મહારાજને ઓળખી ગયા તેમના હૃદયમાં પરિવર્તન થયું મેં અપમાન કર્યું તોય યોગીએ મારી સેવા કરી મને એક શબ્દ પણ ઠપકાનો ન કહ્યો મને પ્રેમથી જીતી લીધો નારાયણ પ્રસાદને પસ્તાવો થયો તે યોગીજી મહારાજના ચરણોમાં નમી પડ્યા તેમણે કહ્યું અપકારનો બદલો ઉપકારથી વાળે એવા નિર્માની અને પ્રેમ મૂર્તિ સંત તો તમે જ છો વેરને પ્રેમથી સમાવે તેવા યોગીજી મહારાજના આદર્શ પરમહંસ જેવા છો એમ કહી યોગીજી મહારાજની આશીષ લઈ નારાયણ પ્રસાદ ગાડામાં બેસી કાર્યાણી ગયા મંદિરની સેવામાં જેવી હરિભક્તોની અને સંતોની સેવા કરવી ગમે તેવી જ મંદિરની અને ઠાકોરજીની સેવા પણ યોગીજી મહારાજને ગમે એ સેવામાં થાક અને ભૂખ બંનેને ગણકારે નહીં શાસ્ત્રીજી મહારાજની દરેક આજ્ઞા પાળે તેમની સેવા કરે તેમના દરેક કાર્યમાં મદદ કરે શાસ્ત્રીજી મહારાજે સૌથી પહેલું મંદિર બોચાસણમાં બાંધ્યું બોચાસણ મંદિરમાં અક્ષર પુરુષોત્તમની મૂર્તિ પધરાવી ત્યાર પછી થોડા સમયે સારંગપુરમાં મંદિર બાંધવાની શરૂઆત કરી મંદિરનું કામ પૂર ઝડપે ચાલે તે વખતે ઝાઝા પૈસા નહીં તેથી સાધુઓ પાર્ષદો અને હરિભક્તો પણ મંદિર બાંધવાના કામમાં મદદ કરતા યોગીજી મહારાજ પણ બધી સેવામાંથી પરવારીને મંદિરનું કામ કરવા લાગે માથે પથરા ઉપાડીને કડિયાને આપે પાવડા વતે ચૂનો રેતી તૈયાર કરી ભરે પાયા ખોદવાનું કામ પાયાની પૂરણી કરવાનું કામ પણ કરવા લાગે બીજા બધા આગળ ઉંમરમાં નાના દેખાય પણ કામ અને સેવામાં સૌથી મહાન તેમના મનમાં તો એક જ ભાવના મંદિર બંધાશે અક્ષર પુરુષોત્તમ દેવની મૂર્તિ પધરાવાશે આવી દેવની સેવા ક્યાંથી મળે બને તેટલી સેવા કરી લેવી સેવાથી ભગવાન પ્રસન્ન થાય યોગીજી મહારાજની આવી સેવાભાવના અને પ્રેમ જોઈ શાસ્ત્રીજી મહારાજ તેમના પર બહુ રાજી થતા તેમને વારંવાર આશીર્વાદ આપતા અને તેમની પ્રશંસા કરતા શ્રીજી સ્વામી વસ છે સારંગપુરમાં જળઝીણી એકાદશીનો સમયો હતો શાસ્ત્રીજી મહારાજની તબિયત થોડી નરમ હતી તેઓ પથારીમાં આરામ જ લેતા તે અરસામાં ભાવનગરના હરિભક્તો આવ્યા તેમણે જળઝીણી એકાદશીનો સમયો સારંગપુરમાં કર્યો પછી ભાવનગરના આગેવાન હરિભક્ત કુબેરભાઈએ શાસ્ત્રીજી મહારાજને વિનંતી કરી હે દયાળુ આપ ભાવનગર પધારો તો અમને સૌને સત્સંગનું સુખ મળે આ સાંભળી શાસ્ત્રીજી મહારાજે હસતા હસતા કહ્યું મારી તબિયત નરમ છે એટલે મારા બદલે આ યોગીજી મહારાજને લઈ જાઓ યોગીજી મહારાજમાં હું આવી ગયો શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી તેઓ રાજી થયા યોગીજી મહારાજને લઈને તેઓ ભાવનગર ગયા ભાવનગરમાં પ્રેમી ભક્ત પ્રભુદાસ શેઠ રહે તેમણે પોતાને ઘેર યોગીજી મહારાજ અને સંતોને જમવાનું આમંત્રણ આપ્યું પવિત્ર બ્રાહ્મણ આગળ લાડુ દાળભાત શાક ભજીયા વગેરેની રસોઈ કરાવી રસોઈ તૈયાર થઈ ગઈ એટલે જયંતિભાઈ પ્રભુદાસ શેઠને લઈને યોગીજી મહારાજ પાસે આવ્યા તેમણે પ્રાર્થના કરી યોગીજી મહારાજ આપને શ્રીજી મહારાજ અને મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી વશ છે આજે શ્રીજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી થાળ જમે તેવી પ્રાર્થના કરો યોગીજી મહારાજે હસતા હસતા કહ્યું ચાલો પ્રાર્થના કરીએ શ્રીજી મહારાજ અને સ્વામી થાળ જમવા સાક્ષાત પધારશે એમ કહી યોગીજી મહારાજ પૂજાની ઓરડીમાં પધાર્યા ઠાકોરજી આગળ થાળ મૂક્યો અને ચાંદીના લોટામાં પાણી મૂક્યું આડો પડદો નાખ્યો યોગીજી મહારાજ ત્યાં આગળ બેસી ગયા ચારે કોર વીંટળાઈને હરિભક્તો બેઠા હતા યોગીજી મહારાજે અવિનાશી આવો રે એ થાળ ભાવપૂર્વક ગાયો અડધો કલાક થયો અને ઠાકોરજીને ચડું કરાવ્યું પડદો ઉઘાડી જોયું તો સૌના આશ્ચર્યનો પાર ન રહ્યો થાળીમાંથી પાંચ લાડુ શાક ભજીયા દાળ ભાત વગેરે ઘણું ઓછું થયું હતું પાણીનો લોટો પણ અડધો ખાલી થયો હતો સૌ હરિભક્તો યોગીજી મહારાજનો ભક્તિભાવ જોઈને દિંગ થઈ ગયા તેમને ખાતરી થઈ ગઈ કે યોગીજી મહારાજને સ્વામી શ્રીજી વશ છે પરાભક્તિ એકવાર યોગીજી મહારાજ ગાડામાં સારંગપુરથી ગરડા જતા હતા સાથે નિર્ગુણદાસ સ્વામી હતા રસ્તો નિર્જન અને એકાંત ઉનાળાનો દિવસ રસ્તામાં ક્યાંય કૂવા કે નદી નહીં અને બપોરના ચાર વાગી ગયા યોગીજી મહારાજ પાસે ગુણાતીતાનંદ સ્વામીની પૂજેલી હરિકૃષ્ણ મહારાજની નાનકડી મૂર્તિ હતી મૂર્તિને પાણી ધરાવવાનો સમય થઈ ગયો પણ પાણી ક્યાંય મળે નહીં યોગીજી મહારાજ બહુ વ્યાકુળ થઈ ગયા તેમની પાણી મેળવવાની અધીરાઈ વધી ગઈ તેમને મનમાં થવા લાગ્યું કે ઠાકોરજી તરસ્યા હશે તરસથી હરિકૃષ્ણ મહારાજનું ગળું સુકાતું હશે એ વિચારમાં ને વિચારમાં હતા સાંજના છ વાગી ગયા દૂરથી નદી દેખાણી યોગીજી મહારાજે નદી પાસે રેતીમાં ગાડું ઊભું રખાવ્યું ગાડામાંથી નીચે ઉતરી પોટલું ખોલ્યું અને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ કાઢી ઠાકોરજીને નદીના પાણીથી સ્નાન કરાવ્યું અને ગાળીને પાણી ધરાવ્યું પછી ઘણા દંડવત કરતા વારંવાર પ્રાર્થના કરવા લાગ્યા હે મહારાજ માફ કરજો અપરાધ થઈ ગયો આપને સમયસર પાણી આજે નથી પાયું અમારી ભૂલ માફ કરજો આ શબ્દો સાંભળી નિર્ગુણદાસ સ્વામી કહે એમાં શો અપરાધ થયો આપણે તો મુસાફરીમાં હતા અને રસ્તામાં પાણી ક્યાંય મળ્યું નહીં તેથી મોડું પણ થાય તો પણ યોગીજી મહારાજે વારંવાર વંદન કરીને ગળગળા થઈને ઠાકોરજીને પ્રાર્થના કરી અને માફી માંગી કેવી ભક્તિ કેવી સેવા કેવી નમ્રતા સર્પદંશ ગોંડળમાં અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની દેરી છે તે દેરીની ઉપર શાસ્ત્રીજી મહારાજે સુંદર મંદિર બાંધવાની શરૂઆત કરી ત્યારે યોગીજી મહારાજ પણ સાથે યોગીજી મહારાજને અક્ષરદેરીની સેવા કરવી બહુ ગમે વહેલી સવારે ચાર વાગે ઉઠી જાય અને અક્ષરદેરીમાં ચરણારવિંદની પૂજા કરે આરતી કરે થાળ ધરાવે અને મહાપૂજા કરે મંદિરનું કામ ચાલતું હતું યોગીજી મહારાજ બીજા સંતો સાથે ઝૂંપડા જેવા ગાર માટીના ઘરમાં રહે શાસ્ત્રીજી મહારાજ પણ સાથે જ હોય એક દિવસ રાતના યોગીજી મહારાજ સૂતા હતા મધરાતે એક ભયંકર કાળો નાગ આવ્યો યોગીજી મહારાજની પાસે ગયો ડાબા હાથની પહેલી આંગળીએ કરડ્યો આંગળીમાંથી લોહીની ધારા નીકળી નાગ બહુ ઝેરી હતો પીડા પણ સખત થાય આખા શરીરમાં પીડા થવા લાગી યોગીજી મહારાજ કાંઈ બોલે નહીં સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા બોલતા તેમની આંખો બંધ થઈ ગઈ કોઈ કહે વૈદને બોલાવો તો કોઈ કહે ડોક્ટરને બોલાવો પણ જુદા જુદા ઉપાયો બતાવે ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે યોગીજી મહારાજને અક્ષરદેરીમાં સુવડાવીને સ્વામિનારાયણ નામની ધૂન કરો સ્વામિનારાયણ નામથી કાળા નાગનું ઝેર પણ ઉતરી જશે તરત જ બધા જ સંતો યોગીજી મહારાજને અક્ષરદેરીમાં લઈ ગયા ઠાકોરજી સમક્ષ સુવડાવ્યા અને ધૂન કરવા લાગ્યા બરાબર બાર કલાકમાં ઝેર ઉતરી ગયું યોગીજી મહારાજે આંખ ઉઘાડી શાસ્ત્રીજી મહારાજને વંદન કર્યા તે વખતે સરકારી ડોક્ટર પણ દર્શન કરવા આવેલા તે તો આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને શાસ્ત્રીજી મહારાજના પગમાં પડી ગયા અક્ષરદેરીનો પ્રતાપ જોઈને ગોંડલના મહારાજા અને સૌ અમલદારો નવાઈ પામી ગયા અક્ષર મંદિરના મહંત સંવંત ઓગણીસો નેવુંની સાલમાં ગોંડળ મંદિરનું ઘણું ખરું કામ થઈ ગયું તે જ વર્ષે વૈશાખ સુદ દસમને દિવસે શાસ્ત્રીજી મહારાજે શાસ્ત્રોક્ત વિધિથી અક્ષર મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી પછી મંદિરના ચોગાનમાં ભવ્ય સભા થઈ આ વખતે હજારો હરિભક્તોની હાજરીમાં શાસ્ત્રીજી મહારાજે યોગીજી મહારાજને ગોંડળ અક્ષર મંદિરના મહંત બનાવ્યા તેમણે યોગીજી મહારાજના ગળામાં મહંતાઈનો હાર પહેરાવ્યો આખી સભાએ તેમને આનંદથી વધાવી લીધા અક્ષર મંદિર અને અક્ષરદેરી તો યોગીજી મહારાજને અતિશય વહાલા અક્ષરદેરીમાં પ્રદક્ષિણા કરતા તો તેઓ થાકે જ નહીં સવારે સાડા ત્રણ વાગે ઉઠીને અક્ષરદેરીમાં કચરો વાળે દેરીમાં ચરણારવિંદની ચંદન પુષ્પથી પૂજા પોતે જ કરે પછી આરતી કરી હરિભક્તો આગળ કથા કરે દેરીમાં મહાપૂજા સાધુ વધે સત્સંગ વધે તે માટેની ધૂન કરે વળી નામાના ચોપડા પણ પોતે જ લખે હિસાબ રાખે ઠાકોરજીની સેવા કરે મહેમાન હરિભક્તોની સરભરા કરે જેમ વધુ હરિભક્તો મંદિરમાં આવે તેમ વધુ રાજી થાય જમાડ્યા વગર તો કોઈને મંદિરમાંથી જવા જ ન દે તે વખતે તેમની સાથે મદદમાં રાણા દાજીબાપુ કામ કરતા એક દિવસ દાજીબાપુને યોગીજી મહારાજનું હિસાબ સંબંધી કામ પડ્યું તેમણે મંદિરના કોઠારમાં આમ તેમ જોયું યોગીજી મહારાજ દેખાયા નહીં તેમને થયું કે યોગીજી મહારાજ દેરીમાં અથવા ઉપર ઠાકોરજી પાસે હશે તેમ ધારી ત્યાં પણ જોઈ આવ્યા પણ યોગીજી મહારાજ દેખાયા નહીં પછી તો બધે ખોળતા ખોળતા રસોડે ગયા ત્યાં યોગીજી મહારાજ એકલા બેઠા બેઠા રસોઈ કરતા હતા આટલા મોટા મંદિરના મહંતને રસોઈ કરતા જોઈ તેમણે કહ્યું હું તો ક્યારનોય તમને શોધું છું તમે અહીં રસોઈ બનાવવા કેમ બેસી ગયા છો ક્યાં છે બીજા ભંડારી સાધુ યોગીજી મહારાજ કહે આજે ભંડારી સાધુ માંદા છે મહારાજની દયાથી આજે આ સેવાનો લાભ મને મળી ગયો ઘણા વખતથી થતું હતું કે ઠાકોરજીને થાળ કરીને જમાડું તો આજે અલભ્ય સેવા મળી ગઈ આવા મહિમાના શબ્દો સાંભળીને દાજી બાપુ તો ડઘાઈ જ ગયા તેમણે તરત તપાસ કરી તો ખબર પડી કે કોઈ સાધુ માંદા ન હતા ફક્ત આળસ ચડી હતી તેથી ભંડારી સાધુ આમતેમ આંટા મારતા હતા તેમણે સાધુઓને ઠપકો આપ્યો કે યોગીજી મહારાજ 24 કલાક સેવા કરે છે તો પણ તેમની આગળ રસોડેની સેવા કરાવો છો એમ કહી બધા સાધુને સેવા કરવા મોકલ્યા પછી યોગીજી મહારાજને લઈને દાજીબાપુ કુઠારમાં હિસાબનું કામ કરવા ગયા ગુરુ ભક્તિ યોગીજી મહારાજ રોજ એક જ વખત જમે વળી દર ત્રીજે દિવસે નિર્જળા ઉપવાસ કરે ઉપવાસ કરીને ઉનાળાના તાપમાં માથે પોટલા લઈ ગામે ગામ શાસ્ત્રીજી મહારાજ સાથે ફરે આખો દિવસ સેવા કરે આથી તેમને સારણ ગાંઠ થઈ આવી સંવંત ઓગણીસો ત્રાણુંની સાલમાં રાજકોટમાં અંગ્રેજ ડોક્ટર એસ્પિનોલને બતાવ્યું તેમણે કહ્યું સ્વામીજી તમારે ઓપરેશન કરાવવું પડશે આથી શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે રાજકોટ હોસ્પિટલમાં હિરજીભાઈએ જુદો રૂમ રખાવી યોગીજી મહારાજને દાખલ કર્યા તે વખતે શાસ્ત્રીજી મહારાજ ગોંડળમાં દવા કરાવતા હતા તેઓ પણ આગલે દિવસે રાજકોટ આવી ગયા માક્ષર મહિનાની કડકડતી ટાઢમાં શાસ્ત્રીજી મહારાજે વહેલા ઉઠી નાય ધોઈ પરવારી લીધું માથે પાઘ મૂકીને જલ્દીથી હોસ્પિટલમાં પધાર્યા શાસ્ત્રીજી મહારાજ જેવા હોસ્પિટલમાં દાખલ થયા તે જ સમયે બે સેવકો યોગીજી મહારાજને સ્ટ્રેચરમાં સુવાડીને ઓપરેશન થિયેટરમાં લઈ જતા હતા શાસ્ત્રીજી મહારાજને જોઈને યોગીજી મહારાજ પુલકિત થઈ ગયા બે હાથ ઊંચા કરીને તેમણે સૂતા સૂતા પ્રણામ કર્યા શાસ્ત્રીજી મહારાજે તેમને આશીર્વાદ આપ્યા યોગીજી મહારાજને ક્લોરોફોમ આપીને ડોક્ટરોએ કુશળતાપૂર્વક ઓપરેશન કર્યું ઓપરેશન પૂરું થયું એટલે સ્વામીશ્રીને સ્ટ્રેચરમાં સુવાડીને તેમના રૂમમાં લઈ ગયા યોગીજી મહારાજની રૂમમાં એક ટેબલ ઉપર હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવેલી ચારે કોર સૌ હરિભક્તો નીચે બેસી ગયેલા પલંગની સામે ખુરશીમાં શાસ્ત્રીજી મહારાજ બેઠા બેઠા માળા ફેરવે બે કલાક બાદ ક્લોરોફોર્મની અસર ઉતરી યોગીજી મહારાજે માથું ફેરવ્યું અને આંખ ઉગાડી સામે શાસ્ત્રીજી મહારાજને મંદ મંદ હસતા બેઠેલા જોયા તેમણે તરત જ હાથ જોડ્યા અને પાસે બેઠેલા હરિભક્તને ધીમેથી પૂછ્યું શાસ્ત્રીજી મહારાજને દૂધ પાયું આ સાંભળી સૌ હરિભક્તો અને અંગ્રેજ ડોક્ટર એસ્પિનોલ તો આશ્ચર્યચકિત થઈ ગયા તેમને થયું કે આ સાધુ કાંઈ બેભાન ન હતા આ યોગી પુરુષ તો દિવ્ય સમાધિમાં હોવા જોઈએ તો જ જાગૃત થતા ગુરુજીને સંભાળે કારણ કે તે વખતે ગોંડલમાં યોગીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજની સેવામાં હતા અને રોજ રોજ તેમને દવા સાથે દૂધ પાતા હતા તે અહીં સાંભળી આવ્યું કેવી એકતા કેવી ગુરુભક્તિ શાસ્ત્રીજી મહારાજ પ્રગટ છે સંવંત બે હજાર સાતની સાલમાં શાસ્ત્રીજી મહારાજે માંદગી ગ્રહણ કરી તેમણે કહ્યું મેં ગઢડાની મૂર્તિઓની આરતી કરી છે હવે તેની પ્રતિષ્ઠા યોગીજી મહારાજ કરશે મારામાં અને યોગીમાં એક રોમનોય ફેર નથી હું તે યોગી અને યોગી તે હું છું આ હતા તેમના છેલ્લા શબ્દો વૈશાખ સુદ ચોથને દિવસે તેઓ અંતર્ધાન થયા બીજે દિવસે તેમના ભૌતિક દેહને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો સૌ હરિભક્તો શોકમાં ડૂબી ગયા સૌ વિચારવા લાગ્યા શાસ્ત્રીજી મહારાજ ગયા હવે આપણું શું થશે આ વિચારમાં કોઈને કાંઈ સૂજે નહીં તે વખતે યોગીજી મહારાજે સૌને હિંમત આપતા કહ્યું શાસ્ત્રીજી મહારાજ ક્યાં ગયા છે શાસ્ત્રીજી મહારાજ આપણી વચ્ચેથી ગયા છે તેમ મનાય જ નહીં શાસ્ત્રીજી મહારાજ તો સત્સંગમાં સદાય પ્રગટ છે યોગીજી મહારાજના આવા મહિમાના શબ્દો સાંભળીને સૌને પ્રતીતિ થઈ કે શ્રીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ દ્વારા પ્રગટ હતા અને તે જ શ્રીજી મહારાજ આજે યોગીજી મહારાજમાં પ્રગટ છે શાસ્ત્રીજી મહારાજ હવે સૌને યોગી રૂપે સુખ આપશે આમ સૌને યોગીજી મહારાજમાં શાસ્ત્રીજી મહારાજના દર્શન થયા સૌના જ્ઞાન ચક્ષુ ખુલી ગયા શાસ્ત્રીજી મહારાજના અક્ષરધામ ગમન પછી છઠ્ઠે જ દિવસે અર્થાત સંવંત બે હજાર સાતના વૈશાખ સુદ દસમને દિવસે ધામધૂમથી ગઢડામાં મૂર્તિ પ્રતિષ્ઠાનો સમયો યોગીજી મહારાજના સાનિધ્યમાં થયો પચાસ હજાર હરિભક્તો ભેગા મળ્યા અને શાસ્ત્રીજી મહારાજ સત્સંગમાં સદાય પ્રગટ છે તેવી સૌને પ્રતીતિ થઈ વિરોધીઓના મન અશાંત થઈ ગયા તેમને તો એમ કે શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા એટલે હવે કોઈ ઉત્સવ સમયા આવશે નહીં અક્ષર પુરુષોત્તમ સંપ્રદાય પડી ભાંગશે પરંતુ ગઢડામાં યોગીજી મહારાજનો પ્રતાપ જોઈ તેઓ અંજાઈ ગયા ચારે કોર અક્ષર પુરુષોત્તમનો જય જયકાર થઈ ગયો યોગીજી મહારાજના વિશાળ કાર્યનો પ્રારંભ શરૂ થયો હવે યોગીજી મહારાજે સૌના હૃદયમાં સ્થાન લઈ લીધું યુવક મંડળો અને સત્સંગ સભા અઠવાડિક સત્સંગ સભાની પ્રવૃત્તિ યોગીજી મહારાજે ઘણા સમયથી શરૂ કરી હતી પણ સ્વામી શ્રી શાસ્ત્રીજી મહારાજના અંતર્ધાન થયા બાદ યોગીજી મહારાજે એ પ્રવૃત્તિને ખૂબ વેગ આપ્યો ધીરે ધીરે યુવક મંડળની પ્રવૃત્તિ શરૂ કરી શરૂઆતમાં બહુ થોડા યુવકો ભેગા થાય યુવકો ઘણીવાર હતાશ થઈ જાય છતાં સ્વામીશ્રી હેતથી કહે આજ્ઞા પાળવામાં સુખ છે તમારું યુવક મંડળ ઘણું વધી જશે માટે હિંમત રાખવી નવા નવા યુવક મિત્રોને યુવક મંડળમાં લઈ આવવા કથા વાર્તા કરવી આપણી વાત સમજાવવી તો મહારાજની દયાથી યુવકો ઘણા થશે કોઈ ઠેકાણે યુવક મંડળ બંધ પડી ગયું હોય તો ફરીથી ચાલુ કરાવે આમ યોગીજી મહારાજ જે ગામમાં કે શહેરમાં જાય ત્યાં યુવક મંડળો સ્થાપે તેની નોંધ રાખે તેમને નિયમિત પત્રો લખી બળ આપે આમ જોત જોતામાં ભારતમાં સેંકડો યુવક મંડળો સ્થપાઈ ગયા વળી નાના બાળકોને સત્સંગનું જ્ઞાન મળે તે માટે ઠેર ઠેર બાળમંડળો સ્થાપ્યા યોગીજી મહારાજ ઘણીવાર કહેતા પચીસ હજાર રૂપિયા મળતા હોય તો પણ તે જતા કરીને યુવક મંડળની સત્સંગ મંડળની સભામાં જવું આપણે એકલા દરેકને ઘરે મળવા ન જઈ શકીએ પણ સત્સંગ સભામાં જઈએ એટલે એકી સાથે દરેક હરિભક્તના દર્શન થાય દરેક યુવકને મળાય તેમજ જ્ઞાન શીખવા મળે વળી સભામાં શ્રીજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામી અને શાસ્ત્રીજી મહારાજ દિવ્ય રૂપે વિરાજતા હોય છે માટે દરેક સત્સંગ સભા તો ચૂકવી જ નહીં યોગીજી મહારાજ યુવકોની દરેક પ્રવૃત્તિમાં રસ લે પ્રવચનો યોગના આસનો પેંડ સંવાદ રાસ ભજન અને કીર્તનો યુવકો જે કાંઈ તેમની સમક્ષ રજૂ કરે તેને ધ્યાનપૂર્વક નિહાળે તેમને આશીર્વાદ આપે તેમજ યુવકોએ તૈયાર કરેલા હસ્તલિખિત અંકો પણ વંચાવે અને ધ્યાનપૂર્વક સાંભળે યોગીજી મહારાજ તો કહેતા કે હસ્તલિખિત અંક દર ત્રણ મહિને કાઢવો માટે આપણે સૌએ પણ યુવક મંડળની સભામાં અવશ્ય જવું તેમાં યોગીજી મહારાજનો રાજીપો છે યુવકો સાથે યોગીરાજ યોગીજી મહારાજને યુવકો અને બાળકો બહુ પ્રિય તેઓ કહેતા કે યુવકો મારું હૃદય છે હૃદયના જેવા જતનથી તેઓ યુવકોને સાચવતા યુવકોને યોગીજી મહારાજ પ્રેમથી બોલાવે તેમની વાતો રસપૂર્વક સાંભળે તેમને માથે અને ગળે હાથ ફેરવે ગળામાં હાથ નાખી કંઠી પહેરી છે કે નહીં તે પણ જોઈ લે જો કંઠી ન પહેરી હોય તો તે પહેરાવે માતા કરતાં પણ વધુ હેતથી યુવકોને વશ કરી લે યોગીજી મહારાજ ઉનાળાની અને દિવાળીની રજાઓમાં યુવકોને પોતાની સાથે ગામડે ગામડે ફેરવે તેમને વચનામૃત વાતુ કીર્તનો નિયમ ચેષ્ટાના પદો વગેરે શીખવે બે બાજુ બે યુવકોના હાથ પકડી પોતે ચાલે અને કહે દો બાજુ દો યુવક હૈ મધ્ય યોગી યુવક હૈ સાથે ફરતા યુવકોની પોતે બહુ સંભાળ લે તેમને હેતથી જાતે પીરસે પથારી કરી આપે કોઈક યુવક માંદા હોય તો તેની સેવા પણ પોતે કરવા બેસી જાય પોતે જાતે સવારે વહેલા સાડા ચાર વાગે ઉઠીને યુવકોને ઉઠાડે તેમને આજ્ઞા ઉપાસના અને સેવાની વાતો કરે જે યુવકો નકોરડા ઉપવાસ કરે તેમના ઉપર અતિશય રાજી થઈને થાપો આપે રાતે અગિયાર વાગે સભા પૂરી થાય અને નિયમ ચેષ્ટા થઈ જાય પછી યોગીજી મહારાજ યુવકોને લઈને એકાંતમાં ફરીથી સભા કરે યુવકો આગળ અંગ્રેજી હિન્દી ગુજરાતી એમ જુદી જુદી ભાષામાં પ્રશ્નોત્તર કરાવે પોતે પણ રાજી થઈને અંગ્રેજી શબ્દો બોલે અને ગમ્મત કરાવે આજના યુગના કોલેજમાં અભ્યાસ કરતા નવ યુવાનોને યોગીજી મહારાજ વશ કરી દે તેમને સિગરેટ પાન સિનેમા નાટક વગેરે વ્યસનોમાંથી છોડાવી દે તેમને સાદું અને સંયમી જીવન જીવવાની પ્રેરણા આપે આદર્શ નાગરિક બનાવે આ પ્રમાણે યુવકોને દર વર્ષે વેકેશનમાં મહિનો બે મહિનો સાથે ફેરવીને યુવકો તેમનાથી છૂટા પડે ત્યારે તેમને ખાસ ભલામણ કરે નિયમ ધર્મ પાળજો યુવક મંડળમાં નિયમિત જજો તમારા ગામોમાં મંડળ ન હોય તો શરૂ કરજો અને તમને પત્ર લખીશું એમ કહી મંદિરના દરવાજા સુધી વળાવવા આવે યુવકોને પણ પ્રેમમૂર્તિ યોગીજી મહારાજથી છૂટા પડતા આંખમાં આંસુ આવી જાય યુવાનોને દીક્ષા દસ જ વર્ષમાં યોગીજી મહારાજની આસપાસ એક સુંદર યુવકોનું વૃંદ તૈયાર થઈ ગયું તેમની આજ્ઞાથી આ યુવકો ઘરે પણ સાદાઈભર્યું જીવન જીવે દર પાંચ દિવસે ઉપવાસ કરે ઓસિકા વગર શેતરંજી ઉપર સૂઈ રહે ઠંડે પાણીએ નાય તિલક ચાંદલો કરે અને બહારનું કાંઈ ખાય પીવે નહીં નાટક સિનેમા તો જુએ જ નહીં યોગીજી મહારાજની આજ્ઞાથી આવા કેટલાય યુવકો સાધુ થવા તૈયાર થયા તેઓ કહે બનાવવા છે કહો બનશો ને તેમના આ પ્રેમાળ શબ્દો આગળ ભણેલા ગણેલા યુવાનો નમી પડતા યોગીજી મહારાજે સાધુ થવા ઈચ્છતા એક યુવકને પત્રમાં લખ્યું હતું કે મારે તમને સાધુ કરીને મારી સેવા નથી કરાવવી મારે તો તમને બ્રહ્મ વિદ્યા ભણાવીને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવવો છે તમારું આત્યંતિક કલ્યાણ કરવું છે તમારા દ્વારા લાખોને સત્સંગ કરાવવો છે અને અક્ષર પુરુષોત્તમની ઉપાસના જગતભરમાં પ્રવર્તાવી છે સ્વામીશ્રીના આ મહાન આશયને જાણીને આ યુવકોના મા બાપોએ હસ્તે મુખે પોતાના પુત્રો યોગીજી મહારાજના ચરણે ધર્યા કોલેજ અને યુનિવર્સિટીનું ઉચ્ચ શિક્ષણ પામેલા આ યુવાનોનું મોટું વૃંદ સાધુ થવા તલસી રહ્યું સંવંત બે હજાર સત્તરના વૈશાખ વદ બારસને દિવસે યોગીજી મહારાજના સિત્તેરમાં જન્મજયંતિ દિવસે ગઢપુરના મંદિરના શિખરો ઉપર સોનાના કળશોની સ્થાપના થઈ સાથે સાથે તે જ દિવસે યોગીજી મહારાજે એકાવન નવ યુવાનોને ભાગવતી દીક્ષા આપીને સાધુ બનાવ્યા સત્સંગમાં સોનાનો કળશ ચડાવ્યો ભગવાન સ્વામિનારાયણ પછી સ્વામિનારાયણ સંપ્રદાય અને સમગ્ર આધ્યાત્મિક ઇતિહાસમાં એક જ દિવસે ઉચ્ચ શિક્ષણ પામેલા એકાવન નવ યુવાનોને સાધુ દીક્ષા દેવાનો આ પ્રથમ પ્રસંગ હતો આનો યશ યોગીજી મહારાજને મળે છે આ પ્રસંગ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે પછી તો દર વર્ષે કેટલાય ભણેલા યુવાનો દેશમાંથી અને આફ્રિકા લંડન વગેરે સ્થળેથી આવીને સ્વામીશ્રી પાસે સાધુની દીક્ષા લેવા લાગ્યા સત્સંગના પ્રચારમાં એક મહાન ભરતી આવી આ યુવાન સંતમંડળ દેશ દેશાવરમાં ફરી સંપ્રદાયનો પ્રચાર કરવા લાગ્યું તેમણે યોગીજી મહારાજના મહાન સેવા કાર્યમાં પોતાની જાતને રેડી દીધી યોગીજી મહારાજનું કાર્ય સ્વામિનારાયણ સંપ્રદાયના વિસ્તાર માટે યોગીજી મહારાજે કમર કસી રાત દિવસ જોયા વગર ગામડે ગામડે વિચરણ કર્યું દીવો ત્યાં દાંતણ નહીં અને દાંતણ ત્યાં દીવો નહીં જ્યાં જાય ત્યાં યોગીજી મહારાજનું સન્માન થાય વર્તમાન ધરાવવા મુમુક્ષોની ભીડ થાય ઉત્સવો અને સમૈયાઓની પરંપરા ચાલે સત્સંગ સમુદાય વધવા લાગ્યો આથી યોગીજી મહારાજે ગામડે ગામડે સત્સંગ મંડળો સ્થાપ્યા પત્ર વ્યવહાર દ્વારા તેમને માર્ગદર્શન મળે તેવી વ્યવસ્થા શરૂ કરી બે વખત અખિલ ભારતીય યાત્રા ટ્રેન કાઢી સંતો હરિભક્તોને યાત્રા કરાવી તીર્થો પાવન કર્યા અને કેટલાય મુમુક્ષુઓને સત્સંગમાં ખેંચ્યા હરિભક્તોને આજ્ઞા કરીને સરકારમાં ભલામણ કરીને છપ્પૈયા સ્વામિનારાયણ નામનું રેલવે સ્ટેશન શરૂ કરાવ્યું યોગીજી મહારાજનું છપ્પૈયામાં ભવ્ય સ્વાગત થયું સ્વામીશ્રીના અદ્ભુત કાર્યથી પ્રેરાઈને સૌ હરિભક્તોએ સંવંત બે હજાર બારના વૈશાખ વદ બારસે યોગીજી મહારાજની પાસઠમી જન્મજયંતિ સારંગપુરમાં ઉજવી એક લાખ હરિભક્તોએ ભેગા થઈને યોગીજી મહારાજના યશો ગાન ગાયા શાસ્ત્રીજી મહારાજના સંકલ્પ પ્રમાણે યોગીજી મહારાજે સંવંત બે હજાર અઢારમાં મુંબઈમાં મોટું હરિમંદિર અક્ષર ભવન કર્યું તે જ વર્ષે વૈશાખ સુદ સાતમે અમદાવાદ શાહીબાગમાં ત્રણ શિખરનું ભવ્ય મંદિર કરી મૂર્તિ પ્રતિષ્ઠા કરી મહેળાવ ગામમાં પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજના જન્મસ્થાન પર સુંદર મંદિર કરાવ્યું તેમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી અને ગુરુ શાસ્ત્રીજી મહારાજની આરસની પ્રતિમા પણ ત્યાં પધરાવી સવંત બે હજાર એકવીસની સાલ આવી શાસ્ત્રીજી મહારાજને પ્રગટ થયાને સો વર્ષ થતા હતા યોગીજી મહારાજની ચુમ્મોતેર વર્ષની વૃદ્ધ અવસ્થા અને અસ્વસ્થ નાજુક તબિયત છતાં આ ઉત્સવ માટે શિયાળાની કડકડતી ટાઢમાં આડત્રીસ દિવસમાં બ્યાસી ગામડાં પધરામણીઓ કરીને લાખો રૂપિયાની સેવા ભેગી કરી આટ આટલું કષ્ટ તેમણે પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજની જન્મ શતાબ્દી ઉજવવા વેઠ્યું દેહની પરવા કર્યા વગર તેમણે મહાસુદ પાંચમ વસંત પંચમીને દિવસે શાસ્ત્રીજી મહારાજની જન્મ શતાબ્દીનો ઉત્સવ અટલાદરામાં ઉજવ્યો આ ભવ્ય સમયયામાં દોઢ લાખ હરિભક્તોને તેમણે ગુરુ મહિમા સમજાવ્યો ત્યારબાદ પૃથ્વી પર સદવિદ્યાની પ્રવૃત્તિ થાય એ હેતુથી વિદ્યાનગરમાં છાત્રાલય અને ગોંડળમાં ગુરુકુળની સ્થાપના કરી ગોંડળમાં પ્રાથમિક અને માધ્યમિક શાળા પણ શરૂ કરી યોગીજી મહારાજની છોતેરમી જયંતિ આવી દેશ અને પરદેશના લાખો હરિભક્તોએ શ્રીજી સ્વામીના અખંડ ધારક આ સત્પુરુષની જયંતિ ઉજવવાનું નક્કી કર્યું અમૃત પર્વ નામનો સ્મારક ગ્રંથ તેમના દિવ્ય કાર્યની ઝાંખી કરાવતો પ્રગટ થયો આ પ્રસંગે યોગીજી મહારાજે રૂપિયા પચીસ હજારનું દાન ગુજરાત સરકારને દુષ્કાળ પીડિત જનોને અન્નદાન દેવા અર્પણ કર્યું ગોંડલમાં આ મહોત્સવમાં બે લાખ હરિભક્તોએ તેમના ગુણોનું ગાન કર્યું દુનિયાભરના હરિભક્તોએ તેમના યશો ગાન ગાયા અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના જન્મસ્થાન ભાદરા ગામે હરિભક્તોએ જાતે શ્રમયજ્ઞ કરી ગુણાતીત નગર સ્ટેશન બંધાવ્યું સંવત બે હજાર પચીસના વૈશાખ સુદ છઠને દિવસે ગુણાતીત નગરમાં સ્વામીના જન્મસ્થાન પર એક શિખરનું ભવ્ય મંદિર કરીને ધામધામી અને મુક્તની મૂર્તિઓ પધરાવી યોગીજી મહારાજે શ્રીજી મહારાજના વચનામૃત રૂપ વેદ રસનું પુસ્તક ફરીથી છપાવ્યું પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને તેમના ગુરુ ભગતજી મહારાજના જીવનચરિત્રોના ગ્રંથ તૈયાર કરાવ્યા ગુરુની જન્મ શતાબ્દી પર યજ્ઞપુર સ્મૃતિ નામનો ગ્રંથ પ્રગટ કરાવ્યો અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો પ્રસાદીનો અચિત્યાનંદ વર્ણિનો લખેલો હરિલીલા કલ્પત્રુ નામનો મહાન ગ્રંથ છપાવી પ્રસિદ્ધ કર્યો શ્રીજી મહારાજનું જીવન અને દર્શન તથા વચનામૃતો હિન્દી અને અંગ્રેજીમાં તૈયાર કરાવડાવ્યા અને ગુણાતીતાનંદ સ્વામીનું સંપૂર્ણ જીવન વૃતાંત ગુજરાતીમાં છપાવી પ્રસિદ્ધ કર્યું શાસ્ત્રીજી મહારાજ સંસ્થાપિત સ્વામિનારાયણ પ્રકાશનો પ્રચાર કરી ઘેર ઘેર હરિભક્તોને પ્રકાશ વાંચતા કર્યા દરેક કેન્દ્રમાં નિયમિત રવિવારની સભા ભરાય અને સત્સંગ સંબંધી માર્ગદર્શન અને સમાચાર મળતા રહે એ હેતુથી સ્વામિનારાયણ સત્સંગ પત્રિકા નામની અઠવાડિક પત્રિકાની શરૂઆત કરી તેમણે દીક્ષા આપેલ નવયુવાન સંતોને સંસ્કૃતનો ઉચ્ચ અભ્યાસ કરાવવા મુંબઈ પાઠશાળાની સ્થાપના કરી વિદ્વાન સંતો તૈયાર કર્યા અને તેમના આશીર્વાદ અને પ્રેરણાથી કેટલાય સંતો સંસ્કૃતના શાસ્ત્રી અને આચાર્યો થયા તેમાંથી કેટલાક સંતો તો ભારત સરકારની શિષ્યવૃત્તિ મેળવીને વાચસ્પતિ પીએચડી થયા આ બધાના કરતા યોગીજી મહારાજ હતા વળી કેટલાક યુવાન સંતોને સંગીતમાં પ્રવીણ કર્યા સેંકડો હરિમંદિરો કર્યા સેંકડો પારાયણો અને જ્ઞાન શિબિરો યોજીને લાખો શિષ્યોને સત્સંગનો લાભ આપ્યો લાખો નવા સત્સંગીઓ કર્યા અને સત્સંગનો વિકાસ કર્યો યોગીજી મહારાજની મહત્તા એ હતી કે જુદા જુદા દરેક ધર્મના આચાર્યો અને મહંતોને તેમને માટે આદર હતો તેઓ યોગીજી મહારાજ પાસે આશીર્વાદ લેવા અને માર્ગદર્શન લેવા પધારતા તેમનું કહેવું હતું કે યોગીજી મહારાજ સૌના છે યોગીજી કાંઈ સ્વામિનારાયણ સંપ્રદાયના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના છે આનું કારણ એ કે યોગીજી મહારાજ સૌને આદર આપે સર્વ ધર્મ પ્રત્યે સંભાવ દાખવે કોઈની નિંદા તો ક્યારેય કરે જ નહીં અને કોઈને કરવા દે નહીં અરે આપણા દેશમાં અને આફ્રિકામાં તો યોગીજી મહારાજ કેટલીય વખત શીખોના ગુરુદ્વારામાં જૈન દેરાસરમાં ચર્ચમાં અને કેટલાય ધર્માશ્રમમાં વિના સંકોચે ગયા છે દરેક ધર્મ પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કર્યો છે યોગીજી મહારાજે લાખો પરધર્મીઓને સ્વામિનારાયણના આશ્રિત બનાવ્યા છે ગમે તે ધર્મ કે પંથનો માણસ હોય પણ તેમના સંપર્કમાં આવે એટલે નમી જ પડે સત્સંગી થઈ જાય આમ તેમણે જૈન શીખ પારસી મુસલમાન આફ્રિકાના નેટીવો અને યુરોપીયનો વગેરે અનેક પરધર્મી અને પરભાષીઓને પણ સત્સંગી બનાવ્યા છે આ સૂચવે છે કે યોગીજી મહારાજનું વ્યક્તિત્વ કેટલું મહાન હતું આજે ઘણા લોક પુરુષો સ્વધર્મના ભોગે પોતાના નિયમોમાં ઘણીવાર છૂટછાટ લઈને કાર્ય કરે છે પણ તેમને સફળતા મળતી નથી તેમનું કાર્ય શોભતું નથી જ્યારે યોગીજી મહારાજે અષ્ટ પ્રકારે સ્ત્રી અને ધનનો ત્યાગ અણી શુદ્ધ સાચવ્યો છે શ્રીજી મહારાજની નાનામાં નાની આજ્ઞાનું યથાર્થ પાલન કર્યું છે છતાં અદ્ભુત કાર્ય કરી બતાવ્યું છે સમગ્ર જન સમાજમાં પરમ આદરણીય પ્રાતસ્મરણીય પદ મેળવ્યું છે અંધારખંડને અજવાળ્યો આફ્રિકાના હરિભક્તોના આગ્રહને વશ થઈને સૌ પ્રથમ સંવત બે હજાર બાર સને ઓગણીસો પંચાવનમાં યોગીજી મહારાજ આફ્રિકા અને એડનના પ્રવાસે ગયા મોમ્બાસાના ભવ્ય મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી અક્ષર પુરુષોત્તમ દેવ પધરાવ્યા મુક્તરાજ મગનભાઈના સમાધિ સ્થાન પર ચરણારવિંદ પધરાવ્યા હજારો નવા સત્સંગી કર્યા ઉત્સવ સમૈયા કરી કેટલાય સ્થાનોને તીર્થરૂપ બનાવ્યા હજારો માઇલનો પ્રવાસ કરીને અંધારખંડ આફ્રિકાને અજવાળ્યો જેના ફળરૂપે આફ્રિકામાં ઘણા યુવક મંડળો અને સત્સંગ મંડળો સ્થપાયા સતત પત્રોના પ્રવાહથી હરિભક્તોમાં સત્સંગનો રંગ ચડતો અને ચડતો રહ્યો તેમણે કંપાલા જિંજા અને ટરોરોમાં મંદિરો બાંધી તૈયાર કર્યા આ મંદિરોમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવા યોગીજી મહારાજને ફરીથી આફ્રિકા પધારવા હરિભક્તોએ વિનંતી કરી આથી સંવંત બે હજાર સોળ સને ઓગણીસો સાહીઠની સાલમાં યોગીજી મહારાજ ફરીથી આફ્રિકા તથા એડન પધાર્યા કંપાલા જિંજા અને ટરોરોના મંદિરોમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી પાંત્રીસ હજાર માઇલનો પ્રવાસ કર્યો સાત દેશોના કુલ એકસો ત્રણ ગામોમાં વિચરણ કરી હજારો મુમુક્ષોને સત્સંગમાં ખેંચ્યા આફ્રિકામાં ઉત્તરો ઉત્તર સત્સંગ વધવા લાગ્યો પશ્ચિમના દેશોમાં ઇંગ્લેન્ડ અમેરિકા અને કેનેડામાં સત્સંગના બીજ રોપાયા ધીમે ધીમે ઇંગ્લેન્ડ અને અમેરિકામાં ખૂબ સત્સંગીઓ વધ્યા આફ્રિકામાં ગુલુ અને નાયરોબીના હરિભક્તોએ મોટી જગ્યા લઈ વિશાળ મંદિર બાંધ્યા હરિભક્તોએ ફરી એકવાર પ્રાર્થનાઓ શરૂ કરી ભક્ત વત્સલ ગુરુ હરિએ નાજુક અને નાદુરસ્ત તબિયત હોવા છતાં વિનંતી સ્વીકારી ત્રીજી વખત આફ્રિકા જવા કબૂલ્યું સંવંત બે હજાર છવ્વીસ સને ઓગણીસો સિત્તેરમાં ત્રીજી વિદેશ યાત્રાએ નીકળ્યા નાયરોબીના રાજમાર્ગ પર બંધાયેલ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી છેલ્લી વાર હરિભક્તોને અઢળક આધ્યાત્મિક સુખ આપ્યું લંડનના હરિભક્તોએ મંદિર માટે ખ્રિસ્તી દેવળ ખરીદી તેનું મંદિરમાં રૂપાંતર કર્યું લંડનના મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવા પધારવા આમંત્રણ આપ્યું લંડનમાં વસતા આપણા હજારો સત્સંગીઓના ભાવને વશ થઈને લંડન ગયા લંડનના રાજમાર્ગ પર સરઘસ આકારે પોલીસ બેન્ડ સાથે વાજતે ગાજતે સામૈયું કરવામાં આવ્યું લંડનના મધ્યભાગ ઇઝલિંગટંગમાં આવેલા મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી કેટલાય પરદેશીઓને સત્સંગ તરફ વાળ્યા લંડનની થેમ્સ નદીમાં ઠાકોરજીને સ્નાન કરાવી સમૈયો કર્યો આમ થેમ્સ નદીને ગંગા જેવી પવિત્ર કરી બે મહિનામાં ઇંગ્લેન્ડમાં સત્સંગ પ્રચારનું કાર્ય કરી પોતે ભારત પાછા પધાર્યા અને ચાર સંતોને અમેરિકા સત્સંગ પ્રચાર કરવા મોકલ્યા સ્વાગત અને વિદાય લગભગ પાંચ મહિના સુધી આફ્રિકા અને વિલાયતના હરિભક્તોને સુખ આપીને યોગીજી મહારાજ ભારત પાછા પધાર્યા ભારતના અંગ્રેજી હિન્દી મરાઠી ગુજરાતી વગેરે બધા જ અખબારોમાં તેમના કાર્યની પ્રશંસા થઈ ઠેર ઠેર તેમના યશોગાન ગવાયા મુંબઈમાં એશિયાના સૌથી મહાન સભાગૃહ ષણમુખાનંદ હોલમાં યોગીજી મહારાજનું જાહેર સન્માન કરવામાં આવ્યું તેમને માનપત્ર અપાયું તે વખતે સ્વામી ચિન્મયાનંદે કહ્યું હતું કે આપણા યુવાનો જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છે ત્યારે આ સંત પુરુષે કેવળ ધર્મના પ્રચાર માટે આટલી વૃદ્ધ વયે વિલાયત સુધી પ્રવાસ ખેડ્યો સૌને નીતિ ધર્મના સંસ્કાર આપ્યા તે ખરેખર પ્રશંસનીય વાત છે તે જ પ્રમાણે વડોદરામાં યોગીજી મહારાજનું જાહેર સન્માન થયું ગુજરાત રાજ્યના પાટનગર અમદાવાદમાં તો યોગીજી મહારાજને શહેરના રાજમાર્ગો પર સરઘસ આકારે લઈ જઈને ધામધૂમથી સન્માન કરવામાં આવ્યું એક માઇલ લાંબા સરઘસના કેન્દ્ર સમા યોગીજી મહારાજના દર્શન કરવા પાંચથી છ લાખ લોકોની મેદની ઉમટી હતી તે વખતે અમદાવાદના ટાગોર હોલ ખાતે ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ અન્ય મંત્રીઓ તથા વિવિધ ધર્મના મહંતોએ ભેગા મળી યોગીજી મહારાજનું અભિવાદન કર્યું આ પ્રસંગે મુખ્ય પ્રધાન શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈએ કહ્યું હતું કે યોગીજી મહારાજનું સન્માન એ ભારતીય સંસ્કૃતિના સાચા સનાતનીનું સન્માન છે યોગીજી મહારાજનું સન્માન એ સમગ્ર માનવ જાતના ઉદ્ધારકનું સન્માન છે આજે ભારતમાં અને પરદેશોમાં જે અશાંતિના બનાવો બને છે તે સર્વે અશાંતિ ટાળનારા એવા શાંતિદાતા સંત તરીકે આપણે યોગીજી મહારાજનું સન્માન કરીએ છીએ આ જ પ્રમાણે લીંબડી ગઢડા ભાવનગર મહુવા અમરેલી રાજકોટ ગોંડલ વગેરે સ્થળોએ તેમનું જાહેર સન્માન થયું આઠ આટલા સન્માનો વચ્ચે પણ યોગીજી મહારાજ તેમની ગુરુ ભક્તિ અને કર્તવ્ય ક્યારેય ભૂલ્યા નથી તેમના આ છેલ્લા પ્રવાસ દરમિયાન સારંગપુરમાં શાસ્ત્રીજી મહારાજના સંકલ્પ પ્રમાણે તૈયાર કરાયેલા સોનાના સિંહાસનમાં ઠાકોરજીની આરતી ઉતારી ભાવનગરમાં તો મુશળધાર વરસાદમાં પણ યોગીજી મહારાજે રોકાઈને મંદિરનું ખાતમુહૂર્ત કર્યું તે જ પ્રમાણે મહુવામાં શાસ્ત્રીજી મહારાજના ગુરુ ભગતજી મહારાજના જન્મસ્થાન પર તૈયાર કરાયેલા મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી ભારતના રાજપુરુષો કેળવણીકારો સામાજિક કાર્યકરો સંતો વિવિધ ધર્મના મહંતો ઉદ્યોગપતિઓ ડોક્ટરો વકીલો દેશ સેવકો એમ દરેક ક્ષેત્રના લોકોએ યોગીજી મહારાજના કાર્યની પ્રશંસા કરી ગોંડલમાં આવી છેલ્લા ત્રણ મહિના સ્થિર રહ્યા ગોંડલમાં શરદ પૂર્ણિમાના સમયાને દિવસે અક્ષરદેરીની પાછળ આરસના સુંદર સિંહાસન ઉપર ગુરુ શાસ્ત્રીજી મહારાજની સુંદર આરસની પ્રતિમાની વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી ગોંડલમાં રહીને સૌના સંકલ્પો પૂરા કર્યા દરેક હરિભક્તને ગોંડળ બોલાવીને સુખ આપ્યું નાના મોટા ઉત્સવો કરીને સૌને સ્મૃતિ આપી તેમણે એકાએક માંદગી ગ્રહણ કરી તેમની અકળ લીલા કોઈ કળી શક્યું નહીં માંદગી વધી કેટલીક સારવાર મુંબઈ આપવી પડે તેમ હતી તેથી તરત તેમને મુંબઈ સારવાર માટે લાવવામાં આવ્યા સંવંત બે હજાર સત્યાવીસના પોષવદ એકાદશીના તારીખ ત્રેવીસ એક ઓગણીસો એકોતેરના દિવસે બપોરે એક વાગે સૌને જય સ્વામિનારાયણ કહીને એકાએક સ્વતંત્ર થકા દેહ છોડીને અંતર્ધાન થયા તેમના દેહને વિમાન દ્વારા મુંબઈથી ગોંડલ લઈ જવામાં આવ્યો ત્યાં પોષવદ બારસના દિવસે તેમના દેહનું ષોડશોપચાર વિધિથી પૂજન કર્યું ત્યારબાદ અક્ષર મંદિરની જમણી બાજુ આવેલા પ્રાંગણમાં તેમના દેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો આ પ્રસંગે દેશ વિદેશના હજારો ભક્તો અને મહાનુભાવોએ અંતરના અશ્રુથી તેમને અંતિમ અંજલિ આપી આ જગ્યાએ સ્મૃતિ મંદિર છે યોગીજીને શું ગમે ધામમાં પધાર્યા ત્યાં સુધી યોગીજી મહારાજ હંમેશા જાડા કપડાં પહેરતા સાદાઈ અને સેવા તેમને ગમતા જમવાનું પણ સાદું જમતી વખતે બધું લાકડાના પત્તરમાં ભેગું કરીને અંદર પાણી નાખીને જમે સારી રસોઈ કે મીઠાઈ બની હોય તે દિવસે ઉપવાસ કરે મોઢું તો સદાય હસતું જ હોય નાના મોટા સૌને બોલાવે સૌની ખબર પૂછે સૌની સાથે વાત કરે બધાને આશીર્વાદ આપે દરેકના દુઃખ દૂર કરવા મહારાજને પ્રાર્થના કરે સ્વામિનારાયણનું ભજન અને માળા તો અખંડ ચાલુ જ હોય યોગીજી મહારાજને નાના બાળકો બહુ જ ગમે બાળકોને હેતથી પાસે બોલાવે પાસે બેસાડીને ધૂન બોલાવે સ્વામી અને નારાયણ અક્ષર અને પુરુષોત્તમ આત્મા અને પરમાત્મા બ્રહ્મ અને પરબ્રહ્મ યોગીજી મહારાજ બાળકોને ભેગા કરી ભજનો બોલાવે તેમને કીર્તનો અને સ્વામીની વાતો શીખવે શ્રીજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામીની વાતો કરે ભગતજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજના પ્રસંગો કહે પૂજા અને આરતી કરતા શીખવે અને વળી ખૂબ પ્રસાદ પણ આપે યોગીજી મહારાજનો આદેશ કે દરેક યુવકે વહેલા ઉઠી જવું ઉઠીને સ્વામિનારાયણનું સ્મરણ કરવું નાહી ધોઈને પૂજા કરવી પછી ઠાકોરજીને દંડવત કરવા અને શિક્ષાપત્રીના પાંચ શ્લોક વાંચવા પૂજા કરીને નિશાળનું લેસન કરવું નિશાળમાં ભણતા વિદ્યાર્થીએ રોજ ચાર કલાક વાંચવું કોલેજમાં ભણતા હોઈએ તો રોજ આઠ કલાક વાંચવું વડીલોને માન આપવું મા બાપને પગે લાગવું નિશાળમાં કોલેજમાં તિલક ચાંદલો કરીને જવું રોજ મંદિરે જવું બાળમંડળ યુવક મંડળની સભામાં નિયમિત જવું વચનામૃતો સ્વામીની વાતો અને કીર્તનો મોઢે કરવા દૂધ પાણી ગાળીને પીવા ચોરી કરવી નહીં એકાદશીનો ઉપવાસ કરવો કોઈની વસ્તુ લેવી નહીં કોઈની નીચે પડેલી વસ્તુ ઉપાડવી નહીં બીડી સિગારેટ પીવા નહીં ખોટું બોલવું નહીં નાટક સિનેમા જોવા નહીં હોટલની કે બજારની વસ્તુ ખાવી નહીં યોગીજી મહારાજનો ઉપદેશ ભગવાન ભજી લેવા હાલતા ચાલતા ખાતા પીતા દરેક ક્રિયામાં ભગવાન ભજી લેવા નિત્ય બે વચનામૃત અને સ્વામીની દસ વાતોનો પાઠ કરવો મોઢે કરેલા કીર્તન વચનામૃત વાતું વગેરે રોજ બોલી જવા યુવકો ભેગા થઈએ ત્યારે જગત વાર્તા ન કરવી ગોષ્ઠી કરવી કથા વાર્તા કરવી ભગવાન અને સંતની લીલા સંભાળવી મોટા પુરુષે જે વાત કરી હોય તેનું મનન ચિંતવન કરવું પોતાના દોષ ટાળવા માટે ખટકો રાખવો ક્રોધ તો આવવા દેવો જ નહીં મોટા પુરુષ આગળ નિષ્કપટ થઈ જવું તો દ્રષ્ટિમાત્રે નિર્દોષ થઈ જવાય જ્ઞાન શીખે અને સેવા કરે તે વધતા જાય માટે નાની મોટી દરેક સેવામાં મંડી પડવું કથા વાર્તા સાંભળવાનું અંગ રાખવું નાને સે હો નાના રહીએ જેસી નાની દૂબ ઘાસ ફીસ સબ ઉડ ગયા દુબ ખુબકી ખૂબ પાણીના પૂરમાં અટંટ ઊભેલા આંકડાના ઝાડ તણાઈ જાય પણ નાની ધ્રો વાંકી નમી જાય છે તો તેના પરથી કેટલુંય પાણી ફરી જાય તોય તણાતી નથી તેમ આપણે માન રાખીએ અને અટંટ થઈને ફરીએ તો સત્સંગમાં દેશકાળ લાગે પણ નિર્માની થઈને નીચામાં નીચી સેવા કરવા માંડીએ તો દેહાભિમાન ન આવે અને સત્સંગમાં ટકી જવાય યુવકોએ સંપ સુહદભાવ અને એકતા રાખવા સમગ્ર સત્સંગને દિવ્ય માનવો દરેક હરિભક્તમાં સંબંધવાળામાં દિવ્ય ભાવ રાખવો પોતાને જે પ્રગટ સ્વરૂપ મળ્યું છે તેને નિર્દોષ સમજવું ભગવાન અને ભગવાનના ભક્તનો અભાવ અવગુણ તો લેવો જ નહીં ઠઠ્ઠા મશ્કરી ન કરવા છોડિયાપણું કે તોફાનીપણું ન રાખવું શાંત સ્વભાવ કેળવવો પારકી ક્રિયા પારકો આકાર અને પારકા દોષ ન જોવા આપણી પોતાની ક્રિયા અને દોષ સમજવા ખમવું વચનનો અને દેહનો ભીડો ખમતા શીખવું જે ભક્ત ભીડો ખમે તેના પર ભગવાન અને સંત રાજી થાય છે જ્યાં ત્યાં જેવું તેવું જેમ તેમ ચલાવી લેતા શીખવું કોઈ વસ્તુ માટે તકરાર ન કરવી આપણે અગ્નિ જેવા થાવું પણ પાણી જેવા ન થવું અગ્નિમાં જે રંગ નાખીએ તે અગ્નિના રંગ જેવો થઈ જાય પણ પાણીમાં જે રંગ નાખીએ તે તરત પાણીનો રંગ બદલી નાખે તેમ આપણા રંગે બીજાને રંગી નાખવા પણ બીજાના રંગે આપણે રંગાવું નહીં શહેરમાં રહેવું તે નીચી દ્રષ્ટિ રાખીને ચાલવું આપણને શહેરનો ડાઘ ન અડવો જોઈએ શહેરીને ફેલ વધુ હોય આપણે ફેલથી અળગા રહેવું નિત્ય મંદિરે જવું ભગવાન અને સંતને પ્રધાન રાખવા જેથી શહેરમાં રહે તો પણ બાદ ન આવે સાધુ થવું સાધુતા શીખવી અને સ્વભાવ મૂકવા સાધુતા શું ખમવું સ્વભાવ એવા પાડવા કે જેથી છાપ પડે દાસના દાસ થવું એ સૌથી મોટી પદવી છે માટે પતરાવળા ઉપાડવા વાસણ ઉટકવા હરિભક્તોના કપડાં ધોઈ દેવા મંદિરના પાયખાના ધોવા અને ચોકા સાફ રાખવા મોટા સાહેબ થઈએ તો પણ સેવા કરવી આ મોક્ષની કવાયત છે તે શીખવી અહિંસા તથા બ્રહ્મચર્ય પાળવા પોતાના આત્માને ગુણાતીત છું અક્ષર છું બ્રહ્મ છું એમ માનવો ત્રણ વસ્તુ નિત્ય છે ધામ ધામી અને મુક્ત શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ છે સર્વ અવતારના અવતારી છે કર્તા સાકાર સર્વોપરી અને પ્રગટ છે ગુણાતીતાનંદ સ્વામી અનાદિ મૂળ અક્ષર મૂર્તિ છે મહારાજને રહેવાનું ધામ છે અને પ્રગટ સત્પુરુષ એ મોક્ષનું દ્વાર છે તેમ દ્રઢતા રાખવી પ્રમુખ સ્વામી મહારાજ સંવંત બે હજાર છમાં અમદાવાદમાં બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે પોતાના સ્થાને શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસની બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ પદે નિમણૂક કરી ચાદર ઓઢાડી અને સૌ હરિભક્તોને શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસજીની આજ્ઞામાં રહેવાની આજ્ઞા કરી તે વખતે તેમની ઉંમર ફક્ત અઠ્યાવીસ વર્ષની જ હતી ત્યારથી શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસજી પ્રમુખ સ્વામીના નામે ઓળખાતા થયા આ પ્રસંગની નોંધ યોગીજી મહારાજે તેમની ડાયરીમાં આ પ્રમાણે કરી છે સ્વામીએ દ્રષ્ટિ કરી મારે એમને જ સંસ્થાના પ્રમુખ કરવા છે તે અમદાવાદમાં કર્યા તે પછી હું પોતે પાસે બેઠો હતો સ્વામી મુને કહે તમો તેમના પર હાથ મૂકો તમારા જેવા ગુણ આવે તે મેં હાથ મૂક્યો તેથી સ્વામીએ કહ્યું આપે હાથ મૂક્યો તે મારો હાથ પણ તેમાં આવી ગયો આમ સ્વામીએ હાથ મુકાવ્યો અને સ્વામી ખૂબ રાજી થયા ત્યારથી પ્રમુખ સ્વામી મહારાજ યોગીજી મહારાજની આજ્ઞા પ્રમાણે આપણી સંસ્થા અને સંપ્રદાયની સેવા રાત દિવસ કરે છે પ્રમુખ સ્વામી મહારાજની અડતાલીસમી જન્મજયંતિ મુંબઈમાં સૌ સંતો હરિભક્તોએ ઉજવી ત્યારે યોગીજી મહારાજે કહ્યું હતું કે શાસ્ત્રીજી મહારાજની તેમના પર નાનપણથી દ્રષ્ટિ પડી ગઈ હતી તેમને પ્રમુખ તરીકે નિમ્યા કેવો સત્સંગ વધાર્યો કેવા સાધુ કર્યા સૌએ પ્રમુખ સ્વામીની આજ્ઞામાં રહેવું પ્રમુખ સ્વામી તો શાસ્ત્રીજી મહારાજનું સ્વરૂપ છે એમાં રોમનોય ફેર નથી એવો દિવ્ય ભાવ રાખવો આપણે સાતસો સાધુ કરવા છે તે પ્રમુખ સ્વામી દ્વારા થશે આવી અગમ વાણી યોગીજી મહારાજે પહેલેથી જ પ્રમુખ સ્વામી મહારાજ માટે ઉચ્ચારી હતી છેલ્લી માંદગી દરમિયાન યોગીજી મહારાજ આપણને કહેતા ગયા છે કે પ્રમુખ સ્વામી મારું સર્વસ્વ છે તમને સૌને હવે તેમના દ્વારા સુખ મળશે આજે આપણા સૌના ગુરુહરિ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સ્વામી શ્રી નારાયણ સ્વરૂપ દાસજી પ્રમુખ સ્વામી મહારાજ છે તેમને પ્રસન્ન કરીને શ્રીજી મહારાજની પ્રસન્નતાનો અનુભવ કરીએ